જય સ્વામિનારાયણ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ્બજ પૂજિતમ સુરનરોત્તમેરમદા ધર્મનંદનમહં વિચિંતય मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाद ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો ઓમ પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ સહજાનંદ સ્વામી મહારાજ પૂજ્યપાદ પુરાણી સ્વામીજી સર્વે પૂજનીય સંતો સત્સંગી બંધુ ગઈ સાલ જ્ઞાન સત્રમાં આપણે ભજગોવિંદમ સ્તોત્રની શરૂઆત કરેલી એ પ્રવચનમાળા દર શુક્રવારે યુવક સભામાં ચાલતા ચાલતા સત્તરમા શ્લોકે આજે પહોંચી છે એ સત્તરમા શ્લોક ઉપર આજે આપણે થોડું સાંભળવાનું છે આગલા ચૌદ પંદર અને સોળ એ ત્રણ શ્લોકમાં શંકરાચાર્યજી કહેલું કે જીવન મનુષ્યનું છે એ અતિશય ચપળ છે ક્યારે નાશ પામી જાય એનો કોઈ ભરોસો નથી અને માથે પુનરપી જનનમ પુનરપી મરણમ જન્મ મરણનું બહુ જ મોટું દુઃખ એ ઊભું છે માટે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે હે મૂઢ તું ભગવાનનું ભજન કરી લે ભગવાનનું ભજનમાં શું કરવું એ વિશે આ સત્તરમા શ્લોકમાં શંકરાચાર્યજી સમજાવે છે કે ગેયમ ગીતા નામ સહસ્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપ મજસ્રમ નેયમ સજ્જન સંગે ચિત્તમ દેયમ દીન જનાયચ વિત્તમ પાંચ બાબત આમાં ગણાવી છે પેલી બાબત ગેયમ ગીતા શ્રીમદ ભગવદ્ ગીતાનું ગાન કરો કોઈ જ મનન ચિંતન કરવાની વાત ઊંડા અભ્યાસ ગીતાના કરવાની વાત શંકરાચાર્યજીએ નથી કરી ખાલી ગાન કરો ભગવદ્ ગીતાનું ગાન એનો અર્થ વિશાળ કરતા એવું કહેવાય કે ભાગવતનું ગાન હોય રામચરિત માનસનું ગાન હોય ભક્ત ચિંતામણીનું ગાન હોય હરિસ્મૃતિનું ગાન હોય સુરદાસ મીરાબાઈ બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી આદિના કીર્તનો હોય એના ઊંડા રહસ્યો સમજાય કે ન સમજાય પણ ગાન કરો ભાવથી ગાન કરો એ કેવળ જ્ઞાનથી શું થાય એ આગળ કહેવાય ગયું છે તો ભગવદ્ ગીતાનું ગાન કરો એમ કહ્યું બીજું કહ્યું નામ સહસ્રમ એટલે વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરો ગાન કરો એ વિષ્ણુ સહસ્ર નામનો થોડો મહિમા આગલા પ્રવચનમાં આપણે સાંભળ્યું એમાં પહેલા જે દસ નવ નામ છે વિશ્વમ વિષ્ણુર વસટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતકૃત ભૂતભૃત ભાવો ભૂતાત્મા ભૂત ભાવન આ નવ નામ એના વિશે આપણે થોડું વિવરણ સાંભળ્યું હજાર નામ છે બધાનું વિવરણ કંઈ લેવું શક્ય નથી પણ છતાં એક નામ દસમું એના વિશે થોડું કહ્યા વગર રહેવાતું નથી એટલે આપણે આજે થોડું લઈશું નામાવલીમાં તમે વાંચો તો એમાં ઓમ વિશ્વાય નમ ઓમ વિષ્ણવે નમ આ સંસ્કૃતની ચતુર્થ વિભક્તિ વપરાયાથી આવું રૂપ બન્યા છે મૂળ ભગવાનનું નામ વિશ્વમ એને નમઃ એટલે નમસ્કાર લગાડો એટલે નપુંસકલિંગ ગણો તો વિશ્વ વિશ્વસ્મય લાગે ઓમ વિશ્વસ્મય નમઃ પુંગલિંગ ગણો ઓમ વિશ્વાય નમઃ પણ જે વિશ્વાય નમઃમાં રસ આવે છે એ વિશ્વસ્મયમાં નથી આવતો મૂળ નામ વિષ્ણુ વિષ્ણુને નમસ્કાર એમ કહેવાનું છે એટલે ઓમ વિષ્ણવે નમઃ આ થોડી નામાવલીના પાઠ કરનારાને જાણકારી માટે તો દસમું નામ છે પુતાત્મા પુતાત્મા એવા ભગવાનને નમસ્કાર એમ કેવું છે એટલે ઓમ પુતાત્માને નમઃ ધ્યાનથી યાદ રાખો પુતાત્માનો સીધો સાધો અર્થ થાય પૂત એટલે પવિત્ર આત્મા એટલે આત્મા તો અર્થ થયો પવિત્ર આત્મા હવે વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપર મકરંદ દવે અને કાંતિલાલ કાલાણી એમણે વિવરણાત્મક એક દળદાર ગ્રંથ લખ્યો છે એમાં મને વિચાર થયો કે એમણે પુતાત્મા ઉપર શું વિવરણ કર્યું છે એટલે હું વાંચતો હતો આપણે અગાઉ પણ કહ્યું છે કે આ વિષ્ણુ સહસ્ર નામ એ વિદ્વાનો પણ ગોથા ખાઈ જાય એવું ગહન છે તો પુતાત્માનો અર્થ કર્યો પવિત્ર થયેલો આત્મા અહીંથી જ ઊંધું મારી દીધું પવિત્ર થયેલો આત્મા એમ કહો એનો અર્થ એ કે ભગવાન પહેલા અપવિત્ર હતા અને પછી પવિત્ર થયા નામમાં તો સીધો સરળ અર્થ છે પવિત્ર આત્મા પણ અર્થ કર્યો પવિત્ર થયેલો આત્મા પેલા ભગવાન અપવિત્ર હતા અને પછી પવિત્ર થયા એટલે દરેક શાસ્ત્રમાં આવી રીતે વિદ્વાનો આપણને ઊંધે રેવાડે ચડાવે છે સારા વિદ્વાનો હોય ભક્તિનિષ્ઠ તો આપણને ભગવાનની નજીક લઈ હજી આગળ પછી વિવરણ કરે છે સાંભળજો આમાં બધાને કઈ આ બધું સમજાય એવું નથી તો એમણે વિવરણ કર્યું કે વિશ્વવ્યાપક જે પરમાત્મા તત્વ છે એને માયા જ્યારે આવરણ કરે છે ત્યારે એ વિશ્વવ્યાપક પરમાત્મા તત્વ જીવ સંજ્ઞાને પામી જાય છે અને માયા પોતાના આણવ મળથી વિશ્વવ્યાપક પરમાત્મા તત્વને જે અખંડ પરમ તત્વ છે એને ખંડિત કરી નાખે છે અને જીવ સંજ્ઞાને પમાડે છે હવે આવું વિવરણ થાય તમને કઈ મેં કીધું ને તમને બધાને કઈ સમજાય એવું નથી પણ આનો અર્થ એવો કે માયા બળવાન કે ભગવાન બળવાન ભગવાનને માયા આવરણ કરે અને એને જીવ સંજ્ઞા પમાડી દે અને અખંડ ને ખંડિત કરી નાખે તો ભગવાન બળવાન કે માયા બળવાન થાય ઠીક છે કારણ કે અદ્વૈતવાદની અંદર પછી જે જે વિદ્વાનો થયા અને એમણે જે જે વિવરણો કર્યા એને આવું બધું કર્યું છે પછી એમણે આગળ વિવરણ કર્યું કે પરમ તત્વ જે સર્વવ્યાપક છે વિશ્વવ્યાપક છે એને માયાએ જયારે આવરણ કર્યું અને જીવ સંજ્ઞાને પામી ગયું ત્યારે એ માયાના ત્રણ ભાવથી ઘેરાઈ ગયું મળ વિક્ષેપ અને આવરણ અને પછી એ જીવ આધિવ્યાધિ ઉપાધિમાં દુખી દુખી થઈ ગયો પછી બધા એના છૂટવાના ઉપાયો લખ્યા છેલ્લે એવું લખ્યું કે જ્યારે વિવેક અને વૈરાગ્ય પ્રગટ થાય ત્યારે એ જીવાતમાં એનું આવરણ માયાનું ટળતા પુતાત્મા થાય છે આ જીવાત્મામાંથી પુતાત્મા થવાની યાત્રા છે હવે વિચાર કરો કે આ વિષ્ણુ સહસ્ર છે કે જીવ સહસ્ર ચાલે છે પુતાત્મા એ ભગવાન વિષ્ણુ માટે નારાયણ માટે વપરાયેલું છે કે જીવ માટે વપરાયું છે હુતાત્મા ભગવાનની સ્તુતિ થાય છે કે જીવની સ્તુતિ થાય છે પણ આખી વાત એવી ઊંધી મારી વિવરણમાં કે ભગવાનને મેલ પીડ્યા અને જીવની સ્તુતિ ઉપાડી આમાં મેં સ્પષ્ટ રીતે બધું થોડું ફૂંફોળીને જોયું મકરંદભાઈ દવે તો એમાં ચૂપ રહ્યા હોય એવું મારું માનવું થયું કાંતિ કાલાણીએ પોતાનું જ્ઞાન ઠાલ્યું હોય એવું વધારે લાગ્યું છે મકરંદભાઈ તો મૃદુ સ્વભાવના પેલો માર ફાડ્યો લખે તો પછી હા બાકા તું એમ લખે મકરંદભાઈ તો સહજાનંદ સ્વામીની નિષ્ઠાવાળા અને ભક્તિ નિષ્ઠ હૃદય એ આવું લખે નહીં અને કાંતાલી કાંતિલાલ કાલાણીનું શું જ્ઞાન છે એના પુસ્તકોમાંથી મેં જાણ્યું છે એટલે એનું જ બધું છે પણ આ આટલી કઈ ટીકા કરીને આપણે ફાયદો નથી કાઢવાનો પણ એક બે હેતુથી તમને આ સંભળાવ્યું કે પુતાત્મા એવું જે ભગવાનનું નામ એનું કેવું ઊંધું અર્ધઘટન કર્યું એ કહીને એટલું જ કેવું છે તમને કે આ જણાય તો હવે તમને એનો સાચો રસ માણવાની કંઈક દિશા શું છે કે ભાઈ પુતાત્મામાં ભીષ્મ દાદા શું કહેવા માગે છે વ્યાસજી શું કહેવા માંગે હુતાત્મા સીધો સાધો સાચો અર્થ પૂત પવિત્ર આત્મા યશ્ય સ્વભાવો યશ્ય સ્વરૂપ યશ્ય સહ પુતાત્મા સ્વરૂપથી સ્વભાવથી સદા સદા સદા સદાને માટે જે પવિત્ર છે એવા પુતાત્મા પરમાત્માને નમસ્કાર છે જેને પાપ સ્પર્શી શકતું નથી કરોડો માઇલો દૂર જેનાથી પાપ રહે છે એવા પુતાત્માને નમસ્કાર ભીષ્મ દાદા કરે છે વેદમાં શ્રુતિમાં તો બહુ સરસ કહ્યું કે ભગવાન કેવા પુતાત્મા છે કે અપહત પાપમાં અપહત પાપમાનો સાદો અર્થ કે ભગવાનને પાપ સ્પર્શી શકતું નથી અરે ભલા ગમે તેવું પાપ કર્મ હોય અને ભગવાન એનું આચરણ કરે તો પાપ કર્મ પુણ્ય કર્મ બની જાય એવા ભગવાન પુતાત્મા છે ગોપીઓની સાથે ભગવાન વિહાર કરે પરીક્ષિત મહારાજે શંકા કરી કે આવું એમણે ચીમ કર્યું આવો અધર્મ કેમ કહ્યું સુખદેવજી મહારાજે કહ્યું ઘરે બેટા બેટા અગ્નિને ઉદય લાગે તો કે ના બાપજી ના લાગે તો ભગવાન શ્રી કૃષ્ણને કોઈ પાપ કર્મ સ્પર્શી શકતું નથી કોઈ કર્મ સ્પર્શી શકતું નથી એવા એ અમલ છે કૃતાત્મા છે અને એ દેખાતું પાપ કર્મ એને સુખદેવજી જેવા પરમહંસ ગાન કરે પાપ કર્મ પણ પુણ્ય કર્મ બની જાય આપણા ભવબંધનને કાપી નાખે શું અદભુત છે ભાગવતની અંદર કે આ રાસ પંચાયત ધ્યાયનો જે પાઠ કરે એનો કામ બળી જાય છે વિચાર કરો હુતાત્મા એવા પરમાત્મા છે કુબજાની સાથે ભગવાન શ્રી કૃષ્ણ રાત્રિ રોકાય દેખાતું પાપ કર્મ એ પૂર્ણ કર્મ બની જાય કુબજાનો ઉદ્ધાર થઈ જાય અને પરમહંસો એનું ગાન કરે કેવા એ પુતાત્મા છે કેવા પવિત્ર છે જાલંધર નામનો રાક્ષસ કોઈ રીતે મરે નહીં યુદ્ધમાં દેવતાઓથી બ્રહ્માથી શિવથી કારણ એની ધર્મપત્ની વૃંદા મહાપતિવ્રતા યુદ્ધમાં જાય એટલે વૃંદા એના ગળામાં હાર પહેરાવે પુષ્પનો અને વૃંદા કહે કે આ મારા પાતિવ્રત્ય ધર્મનું પ્રતિક છે આ હાર કરમાય નહીં કરમાય તો સમજવાનું મારું પતિવ્રતા પણ ભ્રષ્ટ થયું છે તો જ તમે મરો નહીતર મરો નહીં આને મારી કોણ શકે અને જાલંધર ત્રિલોકીમાં હાહાકાર મચાવે દેવતાઓ અમુક ભાઈને ભાળે ત્યાં જ બધા ભાગી જાય ધોતિયા પકડીને હવે આનાથી બચવું કેમ આ ઘણાય ગ્રહસ્થો બબે જુડિયું બીડી ઠોકી જાય કેટલાય દારૂના શીશા પી જાય તો હળિયું કાઢતા હોય એના ઘરમાં પતિવ્રતા બેઠી હોય એટલે નહીતર હાજે ડબી જાય હોય તો ઘણા જોજો બહુ ઓલા બધા હાવ નાસ્તિક હોય પણ ઘરમાં એના હોય ને દેવી એના પુણ્ય ઉપર ઓલો ઠેકડા મારતો એમાં વૃંદાના પતિવૃત્તિઓ ઉપર જાલંધર થઈ ભયંકર ત્રાસ ઉપજાવે અને પછી ભગવાન વિષ્ણુએ જાલંધરનું રૂપ લીધું અને અહીંયા યુદ્ધ ચાલુ છે અને વૃંદા પાસે ગયા વૃંદાને થયું મારા પતિ આવ્યા એમની સાથે રાત્રિ ભગવાન રોકાયા વૃંદાનું પાતિવૃત્ય ધર્મ ભ્રષ્ટ થયું અને પેલાનો ત્યાં હાર સુકાયો અને જાલંધર પૂરો થયો હવે આ દેખાતું પાતિવ્રતા સ્ત્રી એનું પાતિવ્રત્ય ભંગ કરવું એ કેવું ઘોર કૃત્ય કહેવાય છતાંય એ પરમ પુણ્ય પવિત્ર કર્મ છે આજે પણ એ તુલસી વિવાહને નામે આપણે એને ઉજવીએ છીએ પાપ કર્મ પણ પુણ્ય કર્મ બની જાય એવા ભગવાન પુતાત્મા છે ભલા ભગવાન કોઈને મારી નાખે એ વૈકુંઠને પામે વિચાર કરો લે આપણે કોઈને મારી નાખીએ તો એની દુર્ગતિ ને આપણી દુર્ગતિ થાય એ પેલો ભગત હોય તો છૂટી જાય ને આપણી તો થાય જ ત્યારે ભગવાન જેને મારે ગમે તેવો પાપી એટલે ઘણા રાક્ષસો થયા એનો ઉદ્ધાર કરવો હોય તો જ ભગવાન એને મારે નહીતર એને છટકાવી એને હાથે મરે એને ધામ મળે લે જુઓ તો ખરા એટલું જ નહીં મહાભારતના યુદ્ધમાં અર્જુન કે મહારાજા ભીષ્મ દાદા ના મારા ગુરુ ના બધા મારા ભાઈઓ સંબંધો આ બધાને હું મારું તો મને બહુ પાપ લાગે ભગવાન કેલા અર્જુન મારા સ્વરૂપને તું યથાર્થ જાણી લે અને મારો આશ્રય કર અને હું તને જો આજ્ઞા આપું તો આટલા કૌરવો નહીં આ પૂરા બ્રહ્માંડના જીવને તું મારી નાખે ને તોય તને રજ જેટલું પાપ ન લાગે ઉલટાનું પુણ્ય થાય એ ગીતામાં કહ્યું છે પાછું ભગવાન આવાય પુતાત્મા ભગવાન છે સન્મુખ હોય જીવ મોહી જબહી જન્મ કોટી અઘ નાસહી તબહી ઓહો ભગવાનની સામે પગલા માંડે ત્યાં કરોડો જન્મના જીવના પાપ બળીને ભસ્મ થઈ જાય એવા ભગવાન પવિત્ર છે એની લીલાઓ એના નામ સ્મરણ એના દર્શન પાપ બાળી નાખે એવા ભગવાન પુતાત્મા છે ભાગવતના ષષ્ઠમ સ્કંદમાં અજામિલે ભગવાન નારાયણનું નામ ઉચ્ચાર્યું એ પ્રસંગમાં ત્યાં બહુ સરસ એક વાત છે પણ લગભગ કથા કરો ઓછું કહેતા હોય એવું જાણમાં આવે છે ત્યાં પ્રાયશ્ચિતની ચર્ચા છે ષષ્ટમ સ્કંદમાં ત્યારે વ્યાસજી કહે છે કે અનેક પ્રકારના પ્રાયશ્ચિતો છે તપ ત્યાગના પણ મોટામાં મોટું પ્રાયશ્ચિત કરનારું જીવને શુદ્ધ કરનારું જો કોઈ હોય સાધન તો ભગવાનનું નામ સ્મરણ છે એનાથી જેવો જીવ શુદ્ધ થાય છે એવા કોઈ વ્રત તપથી તીર્થથી થતો નથી ભગવાનનું નામ આટલું પૂત છે પવિત્ર છે તો એ સ્વયંની શું વાત છે આ એટલા માટે ચર્ચા થાય છે કે આપણે ભજન કરીએ છીએ પણ જયારે નામનો મહિમા પૂરો ન જાણીએ તો એ રસધાર વહેતી નથી આ કોઈ સાહિત્યની કે ઇતિહાસ સંબંધી ગોષ્ઠી નથી આ ભાવ સંબંધી ગોષ્ઠી છે કે જેને ભજીએ છીએ એ કેવા છે ને એનું નામ કેવું છે કેવા પુતાત્મા છે પવિત્ર કરે એવા છે ઊંઝામાં એક ને ત્યાં બે જોડિયા બાળકો જન્મ્યા નામ પાડ્યું એકનું નામ ભગવાનભાઈ ને બીજાનું નામ ભક્તિભાઈ બે છોકરાઓ જોડિયા નવ વર્ષના થયા ત્યાં સમાધિ થાય આ વાત ત્યારની છે કે જ્યારે અમદાવાદની ગાદી ઉપર અયોધ્યા પ્રસાદજી મહારાજ પછી કેશવ પ્રસાદજી મહારાજ પછી પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ અને પછી વાસુદેવ પ્રસાદજી મહારાજ હતા ત્યારની આ ઘટના છે ઐતિહાસિક ઘટના હવે નવ વર્ષના બે છોકરા એને સમાધિ થાય સડસડાટ ધૂન કરો અને સમાધિ થાય જ્યારે કરાવી હોય મેસેજ લાવવો હોય શ્રીજી મહારાજ પાસેથી તો ભક્તો બેળા થઈને ધોન કરે ને પેલા સમાધિ થઈને પૂછે વરસાદ આવશ્યક નહીં વધારે ક્યાં પડશે ઓછો ક્યાં પડશે બધું ક્યાં બધો મેસેજ લઈને પાછો આવે સડસડા પ્રસાદ લાવે આ વિશિષ્ટતા એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે હતી આજે પણ હોય પણ જાણમાં ન હોય ભલા મને તમને જાણ નથી ને એટલે આ સંપ્રદાયનું બહુ ગૌરવ નથી આપણે એવા પાક્યા છીએ એટલે ભગવાન બધી વસ્તુ ગુપ્ત બહુ રાખે છે શ્રીજી મહારાજ તો પછી રામનવમીનો સમયો અહીંયા અમદાવાદમાં ભરાયો તે હરિભક્તો આગ્રહ કરીને બે છોકરાઓને એના વાલીને બધાને લઈ આવ્યા વાસુદેવ પ્રસાદજી મારે વાત કરી કે આ બે છોકરાઓ છે સમાધિ થાય છે શ્રીજી મહારાજ પાસે ડાયરેક્ટ મેસેજ સંદેશો લઈને આવે છે શું વાત કરો છો તો કા શૃંગાર આરતી ને બધું થઈ ગયું એટલે સભા મંડપ જે આજનો અમદાવાદનો છે એમાં મહારાજ શ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજે ગાદી ઉપર બેઠા સામે બધા સંતો હરિભક્તોની ઠઠ બે છોકરા સાવ ભોળુડા નવ વર્ષના એને સામે બેસાડ્યા છોકરાઓને પૂછ્યું કે છોકરાઓ તમને આ સમાધિ થાય છે તો કે અમને મહારાજની મૂર્તિનું સુખ આવે છે અમે જઈએ મહારાજ પાસે સાવ ભોળા ભૂલી ભૂલી બાલામાં બોલે ધૂન કરે તો અમને એવું થાય છે એમ એટલે કરો ધૂન <clears throat> હવે ધૂન કરી બે છોકરાઓને સમાધિ થઈ ગઈ ગયા અક્ષરધામ શ્રીજી મહારાજ કે બાળુડાઓ શું આવ્યા તો કે મહારાજ આવી રીતે ત્યાં બધા ભેળા થયા છે અને આ વાત સાચી કે ખોટી સમાધિની એના માટે અમને પૂછ્યું એટલે જોવા માટે આવું કર્યું છે મહારાજ કે એમ સારું શ્રીજી મહારાજે અક્ષરધામમાં તાજા વૃક્ષો ઉપરથી ઉતારેલા લવિંગ જે જાંજીબાર સિવાય ક્યાંય ન મળે તાજા મરી મળી જાય પણ તાજા લવિંગ સાવ મુલાયમ વૃક્ષો ઉપરથી ઉતાર્યા હોય એવા એ ખોબો ભરી ભરીને બે છોકરાને આવ્યા અક્ષરધામમાં આ તમને ગપુ લાગે છે ને અને બે છોકરાઓ લઈને આવ્યા અને જ્યાં મહારાજ ને હવે સામે બેઠા હતા ખુલ્લે હાથ હતા કશું નહોતું ખોબો ભરી ભરીને લવિંગ આપ્યા આચાર્ય મહારાજને હા પડી ગઈ તમને પડતી નથી પણ ભાઈ આ વાતની મને નાભી સુધી પ્રતીતિ છે કે થાય થાય ને થાય જેને ન મનાય એને સહજાનંદ સ્વામીનો મહિમા નથી એ લવિંગ લઈને આવ્યા મહારાજ કેલા છોકરાઓ હાથ આ તમને પગે લાગવા જેવા છે પણ મહારાજે બહુ સરસ વાત કરી કે છોકરા તમે ના ના તમે હજી કઈ વ્રત તપ કર્યા નથી આ બધા સાધુઓ કેટલાય બેઠા છે એ કેટલાય તપસ્વી કેટલાય વ્રતિ કેવા છે એ અમે જાણીએ છીએ હવે એને કોઈને સમાધિ નથી હરિભક્તોમાં કોઈને તમને નવ વર્ષના ટેંટાઓને આ થાય છે તો આની પાછળ તમારો કયા જન્મનું કેવી રીતનું પુણ્ય છે તો કે અમને ખબર નથી તો કે તમને સમાધિ થાય છે પૂછી આવો છોકરા કે કરો ધૂન આ બધા કરી દો ને થઈ સમાધિ ગયા મહારાજ કેલા બાળોડાઓ વળીશું પાછા આવ્યા તો કે મહારાજ પૂછે છે કે તમને આવું સુખ આવે છે તમારું કયા જન્મનું સાધના શું પૂર્ણ છે શ્રીજી મહારાજે એને આખો એના પાછલા જન્મનો ઇતિહાસ કહ્યો અને બે છોકરાઓ જાગ્યા જાગ્યાની સાથે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા મહારાજ કેલા છોકરાઓ તમે સુખી કરતા દુઃખી થઈ ગયા તો કે મહારાજ અમારો પાછલો જન્મ કેવા જેવો નથી જો હું એટલા માટે કહું છું કે સ્વામિનારાયણ આપણે બોલીએ છીએ હે ઈ કેવા છે એમ એ કે મહારાજ અમારો પાછલો જન્મ સાંભળવા જેવો નથી હે હા શાંતિ આપી આશ્વાસન આપ્યું બે છોકરાઓને પછી ધીરે રહીને કીધું કે તમે બોલો છો કહ્યું તમારો પાછલો જન્મ શું છે તો કે મહારાજ અમે પાછલા જન્મમાં બે વેપારી વાણિયા હતા અમે બે સગા ભાઈઓ નહોતા પણ મિત્રો આ ભાઈ કરતા વધારે હતા અમારો બેનો જોડિયો એટલે પાર્ટનરમાં અમારો બેનો ધંધો હતો ગામડાઓમાં અમે ધંધો શરૂ કરેલો બધા કપાસ કાલા આ બધું હોય ને એ મોટે પાયે ખરીદી અને બધું લઈએ વેચીએ ગામડાના અભણ લોકો મહારાજ અમે એને જે કાપ્યા છે જે છેતર્યા છે જે હાચા ખોટા કર્યા છે દસ દેવાના હોય ને એક દઈએ સો દેવાના હોય ને પાંચ દઈએ બિચારા ભોળા ખેડૂત છેતરાય ને કેટલાયનું ગીરવે લીધું હોય પછી ખોટું બોલીને આમ કરીને પાછું ના આપીએ એમ કરીને મહારાજ અમે બહુ સંપત્તિ ભેળી કરી બે જણાએ બંગલાઓ થયા રે ઘોડા ગાડીઓ અમારે તો પાર નહીં સુખ સાહેબીનો એમાં એક ઘટના ઘટી કે એક રામજી પટેલ કરીને ખેડૂત મારે અમારી દુકાને આવ્યા અને કહ્યું કે બાપા મારી દીકરીના લગ્નનો પ્રસંગ છે મારે બારસો રૂપિયાની જરૂર છે તો તમે આપો એટલે અમે કહ્યું કે આપીએ પણ કાંઈ ગીરવે મૂકો તો આપીએ ઘરેણું લાવો તો ગીરવે મૂકીએ ઘરેણું તમને બારસો રૂપિયા આપીએ એટલે આમણે કહ્યું કે ભાઈ જો ઘરેણું તો મારી દીકરીને ચડાવવાનું છે હું ઘરેણું આપું તો બારસો રૂપિયાની મારે જરૂર શું પડે એટલે મારે તો એ આપી ન શકાય હવે પેલા વાણિયાને ખબર ગામમાં જ રહીએ ને એટલે કીધું એમ કરો તમારે બાર વીઘાનું સરસ મજાનું આંબાવાડિયું છે એ આંબાવાડિયું તમે ગીરવે મૂકો બારસો રૂપિયા આપીએ હા કે ઓલા ગરજ હતી એટલે એને બારસો રૂપિયા આપ્યા અને આંબાવાડિયું બાર વીઘાનું એ એમણે ગીરવે લીધું પેલા ખેડૂતને છ આઠ મહિને સગવડતા થઈ ગઈ તો બારસો રૂપિયા લઈને આવ્યો પેલો ભગવદી માણસ હતો રામજી પટેલ વિચારો એકદમ પવિત્ર માણસને ભજન કરનારો એને આવીને અમને બારસો રૂપિયા આપ્યા કે લ્યો હવે અમારું આંબાવાડિયું એ પાછું આપો હવે આંબાવાડિયામાં આંબાવાની કેરી એટલી મીઠી થાય ને આ વાણિયા બે ને દાઢે લાગી ગઈ આંબાવાડીઓ ગળે લાગી ગયું આમે દેવાની દાન જ નહીં આવું તો મૂકે જ નહીં એમાંય પાછો એક બારમાસી આંબો શિયાળો ઉનાળો ચોમાસું ત્રણેય સિઝનમાં કેરીઓ આપે મારા બૈરા છોકરા બધા લેર કરે આવું આંબાવાડીઓ ક્યાંથી દે આ બધા કલંઠ માણસ તે પેલા પટેલને કે તમે મોટા પડી ગયા આમાં તારીખ લખી છે પછી તમે એક મહિને આવ્યા હવે તમને એ કાંઈ ના મળે અરે બાપા અમે આમાં કાંઈ કાંઈ તારીખ બારીખ નું હોય થાય તે દઈએ છૂટે તો કે ના આપણે એ વખતે લખ્યું અરે વાંચો અરે અમને ક્યાં બાપા વાંચતા આવડે તો કે જાઓ ગાળો ભૂંડી દઈને કાઢી મૂક્યા રામજી પટેલ રડતો રડતો બિચારો જતો રહ્યો એનો હાયકારો અમને લાગ્યો મારે તે શું થયું થોડા વખતમાં અમારે આ બે અમે મિત્રો એમાં અમારે બુદ્ધિ ફરી એટલે પછી એકબીજા છાનામાં ચોરવા માંડ્યા પેઢીમાંથી એટલે કલહ થવા માંડ્યો બહુ કલહ થયો એટલે કીધું કે હવે આપણે જુદા પડી જઈએ નોખું પડવામાં બધું વેચી લીધું આંબાવાડી અટક્યા પેલો કે હું રાખું આ કે હું રાખું તે પેલા થઈ બોલા ચાલી પછી થઈ ગાળા ગાળી પછી થઈ મારામારી હાથમાં આવી ગઈ તલવારું મિલકત હશે એટલે આવા સાધન રાખતા હશે અને બાજવા વાળાને તરત આવું હથિયાર જડીએ જાય એ તલવારો બે ખેંચી સામ સામે એમાં એવી રીતે વાર થઈ મહારાજ કે અમે બે જણા એ ઘરે કપાણા અમે વૈયા ગયા આંબાવાળિયું પડ્યું રહ્યું મરી ગયા અમે બે પાપ એવા કર્યા હતા ભયંકર મરીને ભૂત પ્રેત થયા મારા અને પેલો બારમાસી આંબો જ બહુ ગળે વળી ગયો તો એમાં અમે બે રહીએ ઘણા કે છે ને ભૂત પ્રેત બે જેવું કાંઈ નથી આ એના માટે જાણવા જેવી કથા તો બધી ઐતિહાસિક ઘટનાઓ છે ઘણા કે ભૂત ઓછા કેમ થઈ ગયા શેર ને બધા ગામડામાં બધે જીવતા ફરવા માંડ્યા તો એટલે શું કરે પછી બાર માસી આંબામાં અમે બે રહીએ ઢોર ચોર કોઈને ઢૂંકવા ન દે કોઈ આવ્યો એને હેરાન હેરાન કરી નાખીએ મારી નાખીએ પણ અડવા ના દે કેરી શું પાંદડું મોર કાંઈ ખાવા ના દે અને ત્યાં પછી તો લોકોને ખબર પડી ગઈ કે આમાં ઓલા બે જણા ભૂત થયા છે કોઈ આવે જ નહીં હવે ઢોરાને ખબર પડી ગઈ એ ના આવે હા એવો ઘેઘુ રાંબો થઈ ગયેલો ને એમાં બે જણા રહીએ વર્ષો નીકળી ગયા ભૂતમાં તો હેરાન ગતિ તો ભયંકર પણ જાય ક્યાં પાપ કર્યા હતા હવે સાંભળજો એમાં એ નંદ સંતો ફરતા ફરતા ઉનાળાનો ચૈત્ર વૈશાખનો તાપ નહીં આ ગુજરાતની મોરમ જેવી માટી એમાં ચાલ્યા જાય પગે બળે ખુલ્લા ચપ્પલ પહેરવાનો તો વ્રત નહોતા નહીં પહેરવાના વ્રત ઉઘાડે પગે ચાલે ને એવી ગરમી ને એવા પગ બળે ને એવી આ ત્રાસદાયક એમાં આંબો જોયો બીજા વૃક્ષો તો ઉજળ થઈ ગયા હતા પણ આ બારમાસી છીએ એમને રાખ્યો હતો ભૂતે સંતોએ જાણ્યું કે સારું ઠેકાણું છે એટલે આલો વિશ્રામ કરીએ બે નંદ સંતો આવ્યા નંદ સંતો મહારાજ વખતના એ આંબાવાડિયા નીચે આંબાની નીચે બારમાસી નીચે આવીને બેઠા અને એ બળતા તાપમાં એમને હાસ્તકારો તો થાય જ ને એટલે બોલ્યા એક સાધુ હાશ હે સ્વામિનારાયણ તો બીજા સાધુ બોલ્યા હે સ્વામિનારાયણ આ બે સંતો એક એક વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા મહારાજ એમાં અમારી પ્રેત યોનીમાંથી ઉદ્ધાર થઈ ગયો એ યોનિમાંથી છૂટીને મહારાજ આ સમાધિ નું સુખ આ બે નામ નંદ સંત ને મોઢે સાંભળાય એના આ પ્રતાપ પ્રતાપથી સમાધિના સુખ ભોગવીએ છે આ આવા પુતાત્મા ભગવાન સ્વામિનારાયણ ને નમસ્કાર છે કેવા છે પુતાત્મા એ પેલો મહી નદીના તટમાં પેલો સંતો નાવા આવે ને લઈ જાય પણ વાઘરી હવે એને ચીભડા તરબૂજ ને બધું વાવ્યું હોય સંતો માગે નહીં સામુ જોવે નહીં તો વાઘરીને ગુણ આવ્યો એટલે પછી તરબૂજ ને ચીભડા ને બધું આપ્યું ઘણા લોકો તપાડવાની વાત કરે છે પણ ઘણી આ વાત છે જે હોય તો કાંઈક થયું તો હતું ચીભડા તરબૂચ આપ્યા સંતો રાજી થયા બેઠા વાત કરી કે ભાઈ આવા રીતે ભગવાન છે પ્રગટ થયા છે આપણે ભજન કરવું ઉદ્ધાર થઈ જાય તે પેલો કે મારા મારો ઉદ્ધાર ન થયો મારા પાપ એવા છે ને ઉદ્ધાર ન થાય અરે તારા પાપ મોટા ભગવાન મોટા તો કે ભગવાન મોટા પણ મારા ના થાય ઉદ્ધાર કેમ તો કે હું જાતે બ્રાહ્મણ હતો ત્રિકાળ સંધ્યા કરનારો પણ એક વાઘરણમાં મન મોહ્યું તે મેં મારા બધા ધર્મ છોડ્યા વાઘરણને પરિણ્યો અને આજે હું આ નદીને તટે રહું છું હિંસા કરું છું જીવ હિંસા કરું છું માંસાહાર કરું છું નકરોનું બધું કરું છું મેં બ્રાહ્મણ થઈને જે પાપ કર્યા છે મારો કોઈ ઉદ્ધાર ન થાય સાધુને ફોર્મ ચડવેલા તારો જ ઉદ્ધાર કરવો છે હેંગ મારી ભેળો અને એને વડતાલ લઈ આવ્યા ત્યાં જ્યાં પ્રવેશ કર્યો ત્યાં દરવાજામાં જ ચૂના પીસવાની ચક્કી બ્રહ્માનંદ સ્વામી ચલાવે આમનો પરિચય કરાયો કે આ અમારા મોટા સન છે આવા હતા અને અત્યારે ભગવાનનું ભજન કરે છે સેવા કરે છે આવા મોટા અને ચકી ચલાવે ચૂનો પીસવા તો એને ગુણ આવ્યો ઓહો હો આવડા મોટા આવા સાધુ પુરુષ આ કામ કરે ગુણ આવ્યો પ્રણામ કર્યા આગળ ગયા તો મહારાજ ત્યાં સભા કરીને હરિમંડપ પાસે બેઠા છે અને પેલા એ બ્રાહ્મણ માટે થયેલા વાઘરીએ શ્રીજી મહારાજનું ભાવથી દર્શન કર્યું સમાધિ થઈ એ વરતાલના ચૌદમાં વચનામૃતમાં રામચંદ્ર વાઘબોળીએ ત્યારે બેઠેલા એમણે પૂછ્યું કે મહારાજ આવા કુપાત્રને સમાધિ થાય તો કે હા થાય કારણ કે એને અમારા સંત બ્રહ્માનંદ સ્વામીનો ગુણ લીધોમાં લીધો ને એટલામાં જ એના જેટલા પાપ હતા ને બળીને ભસ્મ થઈ ગયા જેના દાસનું આવી રીતે સ્મરણ કરવાથી ગુણ લેવાથી પાપ બળી જતા હોય તો પછી મહારાજ કે અમારું ભાવથી દર્શન કર્યું એટલે એને સમાધિ થઈ ગઈ છે આવા પુતાત્મા ભગવાન સ્વામિનારાયણ છે આવો પુરુષોત્તમ નારાયણનો મહિમા છે આવો વિષ્ણુ સહસ્ત્રમાં હજાર નામ છે આ રસદાર વહે તો રોમ રોમ દીવા પ્રગટે ઘણા કહેતા હોય છે એક વિષ્ણુ સહસ્ર પાઠ કરો એની જગ્યાએ એકવાર સ્વામિનારાયણ બોલો તો હરખું થઈ જાય પણ હું એમ કઉ છું કે હજાર નામનો આવી રીતે રસ ઘૂંટી ઘૂંટીને પીવો અને પછી એકવાર સ્વામિનારાયણ બોલો તો દસ વાર જીપા બરાબર ખુમારી ચડી જાય એવું થાય કારણ કે કોણ સ્વામિનારાયણ છે કેવા છે એ આમાંથી સમજાય હવે વિષ્ણુ સહસ્ત્ર નામ તો ભજગોવિંદમ આવે છે એટલે આપણે અછડતો આ ઉલ્લેખ કર્યો કે એના ઉપર આપણે કથા માંડી નથી હજાર નામ આપણે લેવાય નથી પણ આ વિષ્ણુ સહસ્ત્ર નામનું શંકરાચાર્યજી કહે છે એનું ગાન કરો વિષ્ણુ સહસ્રનો પ્રચાર પ્રસાર એમણે કર્યો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં બે વાર યાદ કર્યું આઠ સત્શાસ્ત્રમાં વિષ્ણુ સહસ્ત્ર નામ અમને પ્રિય છે ફરીથી એક શ્લોકમાં પાછું સ્પેશિયલ યાદ કર્યું કે વિષ્ણુ સહસ્ત્ર નામનું પુરસ્ચરણ કરવું એ પુરસ્ચરણ કેવું છે કે મન વાંછિત ફળને આપનારું છે અગિયારસો પાઠથી વિષ્ણુ સહસ્ર નામનું પુરસ્ચરણ થાય આ ચાતુર્માસમાં આપણે બધાએ વિષ્ણુ સહસ્ર નામની સ્પેશિયલ પુસ્તિકા પણ આપણે છપાવી બધાને નિયમો પણ આપ્યા ચપચપ બધી પુસ્તિકા ઉપડી ગઈ એટલે ગુરુ પૂર્ણિમા પછી કંઈ એડવર્ટાઇઝ કરવાની જરૂર જ ના પડે એટલે બધાએ બધા પાઠ ખૂબ કરે છે બધી જગ્યાએ જ્યાં જ્યાં મોકલી છે ત્યાં બધા લઈ ગયા છે ખૂબ પાઠ કરજો ચૂક કરતા નહીં આપણો ઈરાદો શું છે કે રોજ એક જ પાઠ કરવાનો એટલે રોજ એક પાઠ થાય તો દિવસ ઉગે દિવસ હાથમે ત્યાં સુધીમાં સહેજે જ કોઈને વળી ભૂલ થાય ચૂક થાય આ થાય તે થાય તો અગિયારસો પાઠ એક સાથે થાય ને એક પુરુષ ચરણ સહજાનંદ સ્વામીના ચરણમાં ચડી જાય એવી આપણી ભાવના છે જનમંગલનું પુરસ્ચરણ અગિયાર હજાર પાઠથી થાય છે કાંઈ ન આવડે ને અભણ હો તો સ્વામિનારાયણ મહામંત્રની બાર હજાર માળા કરો એટલે પુરસ્ચરણ થાય મનવાંછિત ફળ આ ઘણા એમ થાય કે આવા હજાર હજાર નામ ને અગિયારસો પાઠ ને અગિયાર હજાર પાઠ ને દસ હજાર પાઠ ને એવું બધું શા માટે આ બધું શાસ્ત્રોમાં બધા સંતોએ બધું કીધું હશે વારંવાર આવું બધું કરવાનું જો સાંભળો ભાઈ આ છે ને તમે ત્રાજવા માંડ્યા હોય એમાં ચોખાન દાણો નાખો ત્રાજવું હલે બીજો નાખો કાંઈ હલે નહીં કોઈ અસર ન થાય ચોખાન દાણા શું થાય પણ નાખીએ જ રાખો ચોખાન દાણો નાખીએ જ રાખો નાખતા નાખતા ત્રાજવું અસર બતાવે એમ ભજન કરીએ જ રાખો કરીએ જ રાખો કરીએ જ રાખો અસર બતાવે બતાવે ને એટલે પુનઃ પુનઃ આવૃત્તિ છે એક વાત બીજી વાત કે આમ વારંવાર જીપા કરીએ એમાં એકાદ વાર એવા ભાવથી નાભીમાંથી નામ બોલાઈ જાય બેડો પાર <laughs> એક જ આ એક લેવાઈ જાય ને એવા ભાવથી એટલા માટે આ બધી પુરુષ ચરણની બધી વિધિઓ છે એક બોલાઈ જાય નાભીમાંથી આંખમાં આંસુ આવી જાય રૂવાડ ઉભા થયા બસ પૂરું થઈ ગયું બાપા કામ થઈ ગયા એ નામમાં ઓછપ નથી આપણા ભાવમાં ઓછપ હોય છે એટલે આ બધું છે ત્રાજવામાં એક ચોખાન દાણો નાખો ત્રાજુ હલે નહીં પણ કોનું કરિયાણા વાળાનું હો પણ સોનીના ત્રાજવામાં નાખો એક દાણો મૂકો ત્યાં તરત માઇક્રોમ વજન બતાવી દે ને કે ના બતાવે હા એમ જેના હૈયા આ કરિયાણા વાળા ગ્રોસરી વાળા દુકાન જેવા છે આજ લોકના અનાજ દાણા દોણી પૈસા રૂપિયા એમાં જ જે મચ્યા છે એમાં દાણો અસર નામ એક નામ અસર નથી કરતું પણ જેનું વિશુદ્ધ કુંદન જેવું હયું છે ને એક નામ લે તો અસર બતાવી દે છે એવું ભગવાન બંગાળમાં એક વ્યાકરણ શાસ્ત્રી થયા પણ માળો કોઈ દી મંદિરે જાય ને વ્યાકરણ શાસ્ત્રી આમ લુખા હોય માફ કરજો કોઈ હોય તો એની દીકરી ભાગી ગઈ હોય ને તે ચીઠી વાંચીને મેં વ્યાકરણ ભૂલ કાઢે ઓલી વહી ગઈ એનું દુઃખ ન હોય આવા આવા આવા આવા આવા આવા મને મારે મારે એક જણ આવીને કે તમે છે ને વિસ્મય સ્મેય બોલો વિસ્મય સ્મેય બોલો ઓમ વિસ્મય સ્મેય મેં જાને મારે ઓમ વિશ્વાયમાં જે મને રસ આવે છે વિશ્વમયમાં નથી આવતો ઓમ વિશ્વાય નમ આ હા તારું એક બાજુ વિશ્વસ્મય આમાં વ્યાકરણનો ગઠોડો આડો જ આવે તમારે ઇંગ્લિશ બોલવું હોય ને તો બહુ વ્યાકરણના ગઠ્ઠા ફેરો તમે કોઈ દી ફ્લુઅન્સી બોલી જ ન છો એક બાજુ મૂકીને હાચું ખોડું ઝીકવા મળો એટલે આવવા જ મને આ વ્યાકરણ શાસ્ત્રી જો વ્યાકરણ પણ વેદનું અંગ છે એની બધી રસધાર છે સા ઉડાડી નાખવા જેવી વાત નથી પણ ભક્તિમાં વ્યાકરણ નથી ચાલતું હવે એ વ્યાકરણ શાસ્ત્રી માળો કોઈ દિવસ મંદિરે જાય નહીં કોઈ દિવસ રામનું નામ લે નહીં કશું જ થઈ આખો દિવસ ડુકરું કરણે ભલાનું આન તેન બધા સૂત્રો જાય જાય બધા કહેવાય અરે માતા એના બાપુજી કે એટલે બેટા તું થોડું રામનું નામ લે મંદિરે જા મારી ના ના ના બાપા તમે જાઓ એમ કરતા કરતા તો મોટો વ્યાકરણ શાસ્ત્રી પ્રસિદ્ધ થઈ ગયો એના બાપુજી પછી તો તોય મૂકે નહીં ને ક્યારેક ક્યારેક બેટા તું કઈક મંદિરે જા રામનું નામ લે તો કે બાપા તમે મને વારે વારે સાંભળજો વારે વારે રામનું નામ લેવાનું કરો હું રહ્યો વ્યાકરણનો પંડિત વ્યાકરણમાં અમારે એક વચન દ્વિવચન બહુવચન આવે એક વાર રામ બોલવું એના કરતા હું બહુ વચનમાં રામાહા બોલી નાખું એટલે બધું પૂરું થઈ જાય તમે વારે વારે લપ શું કરો છો કે રામ રામ રામ રામ તમે આ બેઠા બેઠા રામ રામ રામ રામ રામ કરી રાખો હું બહુ વચનમાં એક વાર રામાહા પૂરું થઈ જાય તમે મને શું આગ્રહ કરી રહ્યા છો કે મંદિરે જાન ફલાણું જાણ હું નહીં કરું હું વ્યાકરણ શાસ્ત્રી હવે આ વ્યાકરણનું ગઠોડું લઈને આવે એના બાપા તો બિચાર પછી બોલતા બંધ થઈ ગયા કારણ જયારે કે ત્યારે બહુ વચનમાં બોલાય એમ કરી નાખે એમ કરતા એનો બાપ નેવું વર્ષ નો થયો છોકરો સાઠ પાસઠ નો થયો બાપા બાપાને થયું હું કઈ બહુ જાજુ જીવું એવું લાગતું નથી મારે આ કુળમાં આ ક્યાં પાક્યો એક વાર મારા મરતા જો મંદિરે જાય ને પ્રભુને પગે લાગ્યા હોય મને એમ થાય કે મારો દીકરો એક વાર તો પ્રણામ કરી આવ્યો રામનું નામ લીધું એટલે એને કીધું દીકરા હવે હું બહુ ખીરું પાન છું હવે મારી આ પછી મર્યા પછી બધી ઈચ્છાઓ પૂરી કરવી એના કદાચ જીવતા પૂરી કરી દે ને શું છે તમારી ઈચ્છા તું એક વાર પ્રભુ એને દર્શને જા રામ મંદિરે જા અને પ્રણામ કર રામનું નામ લે મને સંતોષ થાય પિતાજી સાંભળો હું જઈશ પાછો નહીં આવું લે એટલે તું સાધુ એ હું જઈશ પગે લાગીશ રામનું નામ લઈશ પાછો નહીં આવું ભાઈ તું મને ગતકડા આવા નાવા કર્યા કરે છે તું જા ભલે પ્રણામ પિતાજી એ વ્યાકરણ શાસ્ત્રી મંદિરે આવ્યા રામની રામ સીતાની સુંદર મૂર્તિ છે હાથ જોડ્યા ઉમરે મસ્તક મૂક્યું હે રામ બોલ્યા પ્રાણ છૂટીને રામમાં લીન થઈ ગયો એક રામ નામે ઉદ્ધાર અને એ વ્યાકરણ શાસ્ત્રીનું નામ ભટોજી દીક્ષિત ઐતિહાસિક ઘટના વિચાર કરો કે એક નામે ઉદ્ધાર થઈ ગયો એ ભલે લાગતું હતું એ ઉપરથી પણ અંદરથી ખરેખર રોમ રોમથી બહુ વચનમાં એ રામ જપતો હતો એની આખી દ્રષ્ટિ જુદી છે એટલે શ્રીજી મહારાજ કહે છે હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સર્વ ક્રિયામાં ભગવાનનું સ્મરણ કરો એટલે ભાઈ આપણે સત્સંગી છો સવારે ઉઠ્યા ને દસ પંદર મિનિટ લફરક ફફરક પૂજા કરી અને પૂજા હંકેલીને મૂકી પછી પોણી ચોવીસ કલાક સુધી કશું જ યાદ ના આવે પાંચ માનસી પૂજા યાદ ના આવે સાંજની સંધ્યા આરતી કરવી નિત્ય કર્મ કરવું નિત્ય વિધિ કરવો એ કશું જ યાદ ના આવે તો એટલે આપણે શું કમાણા નામ માત્રના સત્સંગી આમાં શું પછી ઘણા લોકો શું કે અમારે દુઃખ બહુ છે તો તને શું હોય બીજું જો સાંભળો ખોટા લોહી પીએ છે આપણે પછી સાધુના ભગવાનના કથાનું શ્રવણ કરીએ છીએ કથાનું શ્રવણ કરીએ મનન વિષયોનું કરીએ કથાનું મનન નથી કરતા શ્રવણ કથાનું મનન વિષયોનું નિધિ ધ્યાસન રૂપિયાનું દુઃખનો સાક્ષાત્કાર આ સીધું જ છે ભાઈ શ્રવણ ભગવાનનું મનન ભગવાનનું નિધિ ધ્યાસન ભગવાનનું પરમાનંદનો સાક્ષાત્કાર થાય હમ શ્રીજી મહારાજ ગઢપુરમાં બેઠા હતા સંતોની સભા હતી સંતો સામે જોઈને કે ભાઈ આ બ્રહ્માનંદ સામેનું ખાણ ગામ છે ત્યાં કોઈ જશે અજાણ્યો પ્રદેશ હિંમતવાળા સાધુ આત્માનંદ સામે કે ગુરુ મહારાજ હું જાઉં સારું સારું લ્યો હારે કોઈ સંતો જોશે કુલ છ સંતો આવી રીતે થયા તૈયાર બીજા પાંચ અને સ્વામી છ હા મહારાજ અમે જાય મારે કે સારું લ્યો કાગળમાં લખી દઉં ખાણ ગામ આત્માનંદ છે કે ના મહારાજ એ તો હાવ સીધું સાધું નામ છે ને કોલસાની ખાણ રૂપાની ખાણ સોનાની ખાણ પથરાની ખાણ તાંબાની ખાણ હીરાની ખાણ એ ખાણ એ ખાણ યાદ આવે મારે કે સારું પણ તમે કેતા લખી ના મારે કોલસાની ખાણ હીરાની ખાણ ત્યાં તો રાજસ્થાનમાં પાછા આરસ પાથરાની ખાંડ બેલાની ખાંડ યાદ આવી જાય મારે તો હારું વાંધો સારું તમે જમી લ્યો થોડો પ્રસાદ લઈ લો દરબારગઢમાં અને પછી નીકળો ભલે સંતો ભાવતી જમ્યા ફરી મહારાજને દંડવત કર્યા મહારાજ બધા ભેટમાં બથમાં ગાલીને ભેટ્યા મહારાજ કે આત્માનંદ સામે ખાંડ ગામ હા હા ગુરુ મહારાજ હે પથરાની ખાંડ સોનાની ખાંડ હીરાની ખાંડ બેલાની ખાંડ રૂપાની ખાંડ ત્રાંબાની ખાંડ લોખંડની ખાંડ જુવાર દાટી હોય ઝાડ ખાંડ એ ઝાડની ખાંડ આપણા દાદાના દરબારમાં છે ઝાડની ખાંડ મહારાજ કે તમે કહેતા હું લખી દઉં કાગળમાં લખી દઉં ના ના ના જુવારની ખાંડ પથરાની ખાંડ યાદ જ છે સારું રેજો ને સત્સંગ કરાવજો ભલે મહારાજ બાતમાં ગાલીને ફરીને બેઠા બધા સંતો માથે હાથ ફેર્યો જાઓ છે સંતો નીકળ્યા હવે એ વખતે તો ભાઈ કઈ આગળ આગળ શીરો પૂરી તૈયાર તો રહેતા નહીં ભિક્ષા મળે તો મળે ના પણ મળે સિદ્ધપુર સુધી ગયા તો પછી આત્માનંદ સ્વામી ચાર સંતોને કે ભિક્ષાનું પૂરું થતું નથી એટલે તમે ચાર સંતો પાછા ફરી જાઓ એટલે ગોવિંદાનંદ સ્વામી ને આત્માનંદ સ્વામી બે જણા હલતા છે ચાર સંતો પાછા ફર્યા હવેલા જાય છે ક્યાંય ભિક્ષા મળે ન મળે એમ કરતા કરતા બધા મહારાજનું સ્મરણ કરતા જાય છે થોડા દિવસો પ્રસાર થયા એક દિવસે આમનું ક્યાંય હલા જાય છે ભિક્ષા મળી છે નહીં મળી હોય આત્માનંદ સામે હલતા હલતા કે ગોવિંદાનંદ આપણે ક્યાં જઈએ છીએ ગુરુ મહારાજ મને યાદ નથી હો આપણે ક્યાં જવા નીકળ્યા છે મારું હારું મને ભૂલાઈ ગયું આત્માનંદ છે કે મને ભૂલાઈ ગયું છે તે હવે કોકને પૂછવું શું ગામ યાદ આવે તો પૂછાય ને કે આ ગામ ક્યાં આવ્યું હેલા જાય એમ તો ક્યાંય ગામ દેખાય નહીં એ વગડો એ રાજસ્થાન થાકીને લોચ થઈ ગયા સાંજ પડવાને થોડી વાર હશે તો એક ગામ દેખાણું હવે બોલી ઉતાવળ હાલીને એને તળાવની પાળે જઈને સ્વામિનારાયણ એમ કહીને બેઠા તે ઝાડવા નીચે ત્યાં થોડા વૈરાગી સાધુ બાવાનું ટોળું નીકળ્યું એ કે મહાત્મા અહીંયા બેઠા છો હજી ભૂખ્યા તરીસા લાગો છો એ સામે જો સદાવ્રત આપે છે ત્યાં સદાવ્રતમાં લઈ આવો નહીં તો અમારો તમારો બાપો બંધ થઈ જા એટલે આત્માનંદ સ્વામી ગોવિંદાનંદ સ્વામી કેલા હા એટલે ભૂખ્યા તો છે એને સારું સારી યાદી આપી બે સંતો ગયા ત્યાંથી જઈને લોટ મળ્યો જુવારનો કે જેનો હશે એનો લોટ મળ્યો એ લઈને આવ્યા એ વડલાનું ઝાડ એની નીચે બે પથરા મૂક્યા કરગઠિયા તો ગામડા મળી જાય એ મૂક્યા અડાયા છાણા મેળા એ મૂક્યા ભરવાડ નીકળ્યો તેની પાસેથી અગ્નિ લીધો અગ્નિ લગાડ્યો અને આ આ લુગડામાં લોટ નાખી તળાવ હતું બાજુમાં ભરપૂર પાણીનું એમાંથી લઈને પાણી ગાળી ગાળી નાખીને એમાં લોટ બાંધ્યો એની બાટી કરી અને છેકવાની તૈયારી કરી એટલે મેં ધૂ ચૂલો પેટાયો ને તે ધુમાડો થયો તે ઉપર મધ ભમર્યું બેઠેલું હા ને મત ઉડ્યું કાંડર મોટી નાની નેની નેની નહીં હા મોટી બાઘડા જેવી એ માખ્યું હતી બે સંતોની પાછળ થઈ ભાગવા માટે સાધુ તળાવમાં ડૂબકા માર્યા એટલે બે તળાવમાં ડૂબકી મારી ગયા માખ્યું કે આ તો ગયા એટલે પાછા પડી ગયા અહીંયા પડ રેઢું પડ્યું તો કુતરા ખાઈ ગયા માંડ માંડ પછી બહાર નીકળ્યા લોટ બોટ કૂતરા ખાઈ ગયા અગ્નિ બગ્નિ બધું ઠરી ગયો સાધુ ના હાંજ પડી ગઈ ભીના લુગડા એ બધા હરખા નીચોયા કૂતા એમને પડ્યા રહ્યા સવાર થયો એટલે કે હાલો હાલતા થાય ભૂખ્યા હો તો ગામ જ આવે નહીં ઓલું નામ યાદ આવે નહીં સારું પૂછવું કોને એમને જાય ત્યાં વળી સાંજ પડવાની છે ત્યાં ગામ આવ્યું તળાવ દેખાણું પાળો દેખાણો ત્યાં જઈને બેઠા ઝાડવા તો હોય તળાવ ને પાડ્યા તે નીચે બેઠા હવે શું કરવું ત્યાં એક ભૂદેવ નીકળ્યા ઢીલું ધોત્યું લાંબો જબો માથે પાઘડી ચંદનનું ટીલું હાથમાં લાકડી ખંભે ખડીયો ઓમ નમો ભગત વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય એમ જપ કરતા બે સાધુ સાધુને જોયા એટલે ભૂદેવ કે મહાત્માઓ લંઘાઈ ગયા છો ભિક્ષા ભિક્ષા મળી કાય ના મહારાજ કાંઈ મેળવ્યું નથી તંડના કડાકા છે હાલવાની હો નથી રહી બહુ ભટક્યા છે આ રાજસ્થાનની આ ગરમી બસ ભગવાન ભજન કરીએ છીએ ભૂખ્યા ત્રણ દાડા હે તે હું બ્રાહ્મણ છું મારી પાસે હુખડીને ગાંઠિયા છે તમારા હાલે હા બ્રાહ્મણનું તો હાલે તો હું તમને જમાડું લ્યો હા હવે ભૂદેવને તો રસ પડ્યો આવા સાધુ ત્રણ દિના ભૂખ્યા પાછે સુખડીને ગાંઠિયા તળાવમાં જઈને દોડી દોડીને પાણી ગાળીને લોટા લાવી દે ધૂમડા ભરી દે પત્તર એટલે પાંદડા વડવાના વડલાના તોડી ધોઈ સાફ કરી બ્રાહ્મણને બધી કર્મવિધિ આવડે એટલે શુદ્ધિ વિધિ પ્રમાણે સંતોને પતરા પાત્રમાં એ વડલાના પાંદડામાં સુખડી આપી ગાંઠિયા આપ્યા પાણીના તુમડા ભરી દીધા ખેસિયાથી મેળા પવન નાખવા સાધુની સેવા ક્યારી ગોવિંદાનંદને ઘડીક પવન નાખે ઘડીક આત્માનંદને પવન નાખે બે સાધુ ભૂખ્યા એ ઘડીક બ્રાહ્મણ આમ જોતા થાય ભાવ એનો એવો અને મહારાજ સ્વામિનારાયણ માનસી પૂજા ઠાકોર ધરાવી અને જમે નિરાયતે એના ડબરામાંથી ફૂખડી અને ગાંઠિયા જેમાં પાણી પી ગયા એક એક તુમડું પછી ભૂદેવ કે લ્યો મહારાજ શાંતિ થઈ હા શાંતિ હે તે બાપા તમે આમ રખડો છો ત્રણ ત્રણ દાડાથી ભૂખ્યા છો તે કોઈ ગામ ખામના વચ્ચે આવ્યા હોય એ બાપા પણ હવે કીધા જેવું નથી અમે નીકળ્યા છીએ કોઈ ગામ જવા પણ મારું હારું ગામ જ યાદ આવતું નથી તે તમે ગુજરાતના ગામે નીકળ્યા હતા કે રાજસ્થાનના ગામે તો કે રાજસ્થાનના ગામે તે તમે કોઈ આબુની પાસે નીકળ્યા હતા ગામડે જવા કે બીજે ગામે જવા ના આબુની તળેટીમાં જ નીકળ્યા હતા એ તો ગામનું ના એમને કઈ યાદ નથી તો હું આજુબાજુના ગામના નામ બોલું એમાં તમને યાદ આવી જાય તો તો થાય એમ હા લ્યો હું બોલું આજુબાજુના એ ભૂદે મીડા ગામડા બોલવા એમાં ખાણ આવ્યો હા આ ખાણ ગામ જવું છે ખાણ ગામ હવે યાદ આવ્યું અરે સાધુ મહાત્માઓ ખાણ ગામ વાહ પંદર ગામ રહી ગયું તમે આગળ નેહરી ગયા પંદર ગાઉ પાછળ રહી ગયું હે બાપા હા પણ સાધુઓ કાગળમાં લખી દઉં એટલું બોલ્યા ભૂદેવ અદ્રશ્ય અને ગોવિંદાનંદ આત્માનંદ ની આંખમાંથી ચોધાર આંસુ ધાર થઈ આ હા હે ગોવિંદાનંદ શ્રીજી મહારાજને ધક્કો ખોરડાયો હે એને કીધું તું લખી દઉં કાગળમાં મેં મૂર્ખાએ કોઈ બી આગના લોપી નથી ના આગના લોપી એનું આ ફળ છે રખડી રખડી ભટીને મરી ગયા આ કથાનો પછી તો ગયા ખાણ ગામે પહોંચ્યા થોડા વખત રોકાણા સત્સંગે કરાયો પણ આ કથાનો સાર મેં એવો તાર્યો છે આ સંસાર છે એમાં જો ભગવાનનું નામ ભૂલી ગયા તો હેરાન હેરાન હેરાન હેરાન હેરાન એ નામ લખી દીધું છે આપણને કે આ નામ છે એનું ભજન કરજો ભજન કરજો પણ આપણે એવડા છે ને હા હા એ તો અમે ઘરનું મને ગણાય મળ્યો એ કે સામે અમે ગમે કામ કરીએ મને સ્વામિનારાયણ સ્વામિનારાયણ થઈ જ રાખે થતું હોય તો સારી વાત પણ બનાવટ ના કરો આ નિયમ આપીએ છીએ નિયમ લ્યો ને તો કઈ નિયમ ની મારે જરૂર નહીં મને આખો દી સ્વામિનારાયણ સામે થઈ જ રાખે થઈ એટલે પણ તું આ નિયમ લે ને થઈ જ રાખે છે તો અમે તને શું વાંધો આવે એટલે કહ્યું છે સુખાવસાને ઈદમે વસારમ દુખાવસાને ઈદમે વગ્ને દેહાવસાને ઈદમે વજાપ્યમ ગોવિંદ દામો બસ બસ સુખાવસાને સુખ હોય તોય ભલે સુખ જવાની તૈયારી હોય તોય ભલે ભગવાનનું ભજન થાય એ સાર સાંભળજો અને ઈદમે એ જ્ઞેયમ કોઈ જ્ઞેયમ કે છે ને કોઈ ગેયમ કે છે દુઃખ હોય ને દુઃખ જવાની તૈયારી હોય ભલે પણ ભગવાનનું નામ જો જ્ઞેયમ કયો તો જાણવું દુઃખમાં ભગવાનનું નામ જાણો બસ દુઃખ નીકળી જાય દુઃખ નીકળી જાય ભગવાનનું નામ જાણે ત્યાં કે એનો કેવો મહિમા છે બહુ સરસ કહ્યું છે ને ભાઈ હે રોલો પડી જાય એવી વાત કરી છો कि तुम भगवान को ये मत बताओ कि तुम्हारा दुख कितना बड़ा है मगर तुम्हारे दुख को ये बताओ कि तुम्हारा भगवान कितना बड़ा है એ જાણ્યું ભગવાનનું નામનું જ્ઞાન થયું બસ દુઃખ હટી જાય દુઃખ હટી જાય એક જણા છે ને લગ્ન પાંચ દસ વર્ષ થઈ ગયા હતા થઈ ગયા એને પાંચ દસ વર્ષ થઈ ગયા તો એના પોકેટમાં એની પત્નીનો ફોટો રાખે આ શરૂ શરૂમાં તો રાખે પાંચ દસ વર્ષ પછી કોઈ રાખ્યાના દાખલા હોય નહીં હોસ્પિટલના કાર્ડ રાખે એ બધું આ પછી નીકળી જાય બધું હવે આને પાંચ દસ વર્ષ એના પોકેટમાં અને પાછો એ મોટો ધંધાદારી માણસ અને ઓફિસમાં ક્યાંક ક્યાંક કોઈ મિટિંગમાં મળ્યું પોકેટ ખોલીને પત્ની ફોટાનું મોઢું જોવે કેવું લાગે એટલે એવી આમ ડિબેટ ચાલતી હોય બધી કોઈ વસ્તુ કોઈ મુદ્દા ઉપર કોઈ ધંધા ઉપર ના હોય પેલો પોકેટ ખોલે આમ ખોલે અને પત્નીનું મોઢું જોવે અને પાછું પોકેટ મૂકી દે ક્યારેક ક્યારેક આવું કરે તે એનો એક દોસ્તાર હતો ને એ આની આ જોઈ ગયેલો રીતે એકવાર એને પૂછ્યું કે તું આટલા વર્ષ પછી અને આવી રીતે અને આવી બધી હોય ધંધાની મિટિંગ તો ક્યારેક ક્યારેક તું આમ પોકેટ ખોલે અને તારી પત્નીનો ફોટો એનું મોઢું જોઈને આમ બંધ કરે તો હારે હારે હવે ફોટો શું કામ રાખે તો કે એ મને બહુ મોટી દવા છે કેમ મારે ભયંકરમાં ભયંકર તકલીફ આવે ને ત્યારે જ હું પોકેટ ખોલીને એનું મોઢું જોઉં છું અને તરત મને એવું થાય છે કે આના કરતા બધી મુશ્કેલી નાની છે એટલે તરત જ મને રિલીઝ થઈ જાય આરામ થઈ જાય છે એકદમ કે આ ઘરે બેઠી છે એનાથી બધી નાની છે આને પણ એક પ્રકારનું જ્ઞાન કહેવાય સમજણ કહેવાય કુંતા માતા એ દુઃખ ને જાણ્યું જો ભગવાનના નામને જાણ્યું જ્ઞેયમ દુઃખ દુઃખ ના રે ભગવાન કૃષ્ણને કહ્યું કે મને અમને દુઃખ આપો શાશ્વત આપો કેમ કે જયારે જયારે દુઃખ આવે ત્યારે તું દોડી દોડી અમારી પાસે આવે છે એટલે ભગવાનના નામનો મહિમા જાણે તો દુઃખ દુઃખ રહેતું નથી એટલે દુખાવસાને ઇદમ એવ જ્ઞેયમ તોય આ અર્થ છે અને જ્ઞેયમ કરો ગાન કરો બસ ઊંચો સ્વરે ગાન કરો મુશ્કેલી આવે તકલીફ વારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી વચનામૃતમાં મહારાજે કીધું ઘાટ સંકલ્પ બહુ પીડવા માંડે તો ઊંચે સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ અને મોટા સંતો સંભાળવા મળો તો એ ઘાટની નિવૃત્તિ થઈ જાય બીજો કોઈ ઉપાય નથી એમ કહ્યું ને આ છે ને ગાન કરે ને ભગવાનના નામનો મહિમા સ્ટ્રેસ રિલીઝ થઈ જાય ગાન કરો અને દેહાવસા દેહાવસાને યદમેવસા મૃત્યુ સમયે ભગવાનનું નામ એનો જપ કરવો એ સાર છે મહાભારતની કથા તમે જાણો છો પણ રસ બહુ છે મહાભારત યુદ્ધ ચાલ્યું અઢારમા દિવસે ભીમને ને દુર્યોધનને ગદા યુદ્ધ થયું મારો કોઈ રીતે મરે નહીં આ બે વજ્રના દુર્યોધન આખો વજ્ર ભગવાન શ્રી કૃષ્ણ હન કરી અહીં કાચો છે યુદ્ધના નિયમ પ્રમાણે જાંઘ ઉપર ગદા મરાય નહીં આ તમારે ક્રિકેટમાં બધા હોય ને એલબીડબલ્યુ ના તેને બધું એવું બધું એટલે જાંગ ઉપર ગદા મરાય નહીં પણ ભીમે તો પછી ભગવાને કૃષ્ણ ઈશારો કર્યો કે આ વગર મરે એમ જ નથી અને ભીમે ફોય ઝાટકી એ હાંજ પડવાનું ટાણું હતું અને છેલ્લો પ્રહાર કર્યો એ જાંઘમાં ગદા મારીને જેમ મોટું વૃક્ષ તો તે કાડાડાડાડાડાડાડા ભૂસ કરતું પડે એમ વજ્રનો દુર્યોધન રણ મેદાનમાં પડ્યો લોહીના ફુવારા ઉડી ગયા હાડકાના ફૂરચે ભૂરચા બોલી ગયા ભયંકર ચિત્કાર કર્યો ચાડવાઓ ધ્રુજી ગયા પણ ભીમ અને પાંડવોએ અટહાસ્ય કર્યું ભગવાન શ્રી કૃષ્ણ આમ તટસ્થ ભાવે જોઈ રહ્યા છે દુર્યોધનની સામે નજર કરી ભીમની સામે હર્ષમાં નજર કરી ચાલો યુદ્ધ સમાપ્ત થયું ઘોષણા થઈ પાંડવો વિજયી થયા કૌરવો પરાજિત થયા દુર્યોધન પીડ્યો છે તરફડે છે કાદવ લોહીના જામી ગયા છે વન પશુઓ હવે આવી આવીને ખાવા માટે જંખે છે એ દુર્યોધન એને હટાવે છે કેવી એની દશા થઈ ગઈ હવે તો રાત પડી ગઈ છે એ વાવડ ત્રણ જણા કૌરવ પક્ષોમાં બચ્યા હતા અસ્વસ્થામાં કૃતવરમાં અને કૃપાચાર્ય એને વાવડ મળે કારણ કે આ યુદ્ધ છે ને એ કુરુક્ષેત્રના મેદાનથી દૂર યુદ્ધ લડાતું હતું ભીમસેનનું ને આનું એટલે એ બધી કથા જાય તો લાંબી થાય એને ખબર મળ્યા કે દુર્યોધન પડ્યો ને આ બધું થઈ ગયું છે ને આપણે હારી ગયા છે દોડતા ત્રણેય આવ્યા છે અને જ્યારે એને આ દુર્યોધનને આ રીતે અસ્વસ્થામાં જોયો અસ્વસ્થામાં ચોધાર આસુ રડી કે સમ્રાટ મારો સગો બાપ દ્રોણ કપટથી મરાયો ત્યારે મને આટલું દુઃખ નથી થયું આજ હું તને આમ મરેલો જોઉં છું અને યુદ્ધના નિયમ વિરુદ્ધ અને આ દશા તારી આવી રીતે મોત તારો આ ચિત્કાર મારાથી જોયો નથી થતો પણ જા હું પ્રતિજ્ઞા કરું છું પાંચેય પાંડવોને મારું નહીં તો હું અસ્વસ્થામાં નહીં એ પ્રતિજ્ઞા કરી અને અસ્વસ્થા દુર્યોધનને જોમ ચડી ગયું એમ અહીંયા અહીંયા એને છેલ્લે છેલ્લે રાત્રે એને સર સેનાધિપતિ નિમો કે તું સેનાધિપતિ જા કામ પૂરું કરી પાંચને મારતો કામ જ છે તો તું મારા જેવો કોઈ પ્રિય નહીં પ્રતિજ્ઞા કરીને અસ્વસ્થામાં કૃતવર્માન કૃતાચાર્ય નીકળી ગયા હાયલા તો ખરા અસ્વસ્થામાંથી જોશમાં જોશમાં પ્રતિજ્ઞા થઈ ગઈ પણ પાંચ પાંડવોને મારવા કેમ ભગવાન શ્રી કૃષ્ણ હારે ના એ હોય ત્યાં સુધી કઈ થાય નહીં કોઈ દિશા સૂજી નહીં એટલે એક વૃક્ષની નીચે આવીને ત્રણેય જણા નમાયા થઈને બેઠા અડધી રાત પડી ગઈ શું કરવું એલા હે હવે કરશું શું પ્રતિજ્ઞા કરી હ હવે કેમ કરવું એટલે કૃપાચાર્ય કૃતવરમાં તો કઈ બોલે જ નહીં એ કે અમે તો કઈ કરી નથી અને અમને તો ખબર હતી ન્યાજ પૂરું કરી દેવાની જરૂર હતી પણ આ તે નકામો ડીંડું હળગાયું પાછું હવે ઓઈલો મરી જાય છે ને તું હારવાય અમને આવે હું તે પણ કરી હળી નકામી એ બેઠા છે એમાં સાંભળજો એ ઘેઘુર વડલાના ઝાડમાં કાગડાઓ માળા બાંધેલા એમાં રાત્રે ઘૂડ આવ્યું અને નિદ્રાધીન કાગડાઓના બચ્ચાઓના કાગડાઓ હતા એને પેલા ઘૂડ ચૂથવા માંડ્યા મારી મારીને ખાવા માંડ્યા મારી વારી ફેંકવા માંડ્યા અસ્વસ્થામાં ઉભો થઈ ગયો બસ નિદ્રામાં જ મારી નાખો જુઓ ઘણા કે છે ને અમે પિક્ચર જોઈએ અમને કશું ના થાય શું ના થાય એવા દ્રશ્યો જોવો અસર થાય જ સારું જોવે તો સારી અસર થાય બુરું જોવે પ્રેરણા ઇન્સ્પિરેશન મળતું હોય છે ભાઈ હા આને એમાંથી પ્રેરણા મળી ગઈ ઊંઘમાં જ કાપી નાખો આને પેલા ને કીધું ચાલો પછી માંડ માંડ ત્રણેય ઓલા બે તૈયાર થયા આવ્યા પણ સુતેલા ટેન્ટમાં તંબુમાં બધે ફર્યા ને જોયું તો ખબર પડી કે પાંડવો છે જ નહીં ભગવાન શ્રી કૃષ્ણને બધી ખબર કે આવું થવાનું છે એટલે પાંચે પાંડવોને કીધું કે આપણે છે ને આજ અહીંયા રાત્રિ નથી રહેવી કા બસ ખુલ્લામાં હોવું છે એટલે નદી કિનારે છે રેતીમાં જઈને હુડાવ્યા દૂર કારણ કે ખબર છે ઓલો આવવાનો છે અને નિરાય ત્યાં પહોંચી ગયા પાંચ પાંડવો સાથે ભગવાન શ્રી કેટલા ભાગ્યશાળી હશે કે જેની સાથે ભગવાન ગોવિંદ સૂતો હોય એ પાંચે જણા સૂતા છે ભગવાન શ્રી કૃષ્ણ સૂતા છે અને આ ત્રણેય જણા બધા આટા મારે છે એક છાવણીમાં ગયા અને એમાં પાંડવોના પાંચ દીકરાઓ સૂતા હતા અસ્વસ્થામાં કરી ઈશ્કોઈ માર ડાળ અને ઊંઘમાં એ પાંચેય બાળકોને પાંડવોના વંશ કહેવાય ને બીજ છેલ્લા કહેવાય એને મારી નાખ્યો અને દ્રૌપદીનો ભાઈ ધૃષ્ટદ્યુમ્ન સૂતો હતો હટોકટો એને પણ કાપી નાખ્યો ઊંઘમાં મસ્તક કાપી નાખ્યું અને એનું મસ્તક ભીમ જેવું લાગે એટલે એને એમ થયું કે મરતા મરતા એને સંતોષ થઈ જાય ને એટલે એનું ધૃષ્ટદ્યુમ્નનો મસ્તક લઈ લીધો અસ્વસ્થાન ખબર તો છે પાંડુ હાથ આવ્યા નથી પછી એ ભાગ્યા થોડી જપાજપી પણ થઈ કોલાહલ થયો બધા અમુક અનુચરો જાગી ગયા ની હા થઈ એમ કરતા કરતા સવારની પ્રાગડ ફૂટી એ દરમિયાન પેલું માથું લઈને દુર્યોધન રાહ જોતો હતો કાગા ડોળે ત્યાં જઈ લઈને આપ્યું કે જો આ ભીમનું માથું <laughs> લાયો લાયો લાય લાય લાય કરીને માથે ઓશીકું મૂક્યું ભાંગીને ભૂકો થઈ ગયો દુર્યોધન કેલા નફાટ ત્યાં કોને માર્યો છે આ ભીમ નોય ભીમનું માથું વજ્રનું હોય મારા વજ્ર સાથે વજ્ર ટેકાય ભૂકો ન થાય ભૂકો થઈ ગયો તે કોને મારી નાખ્યો છે ત્યારે કહ્યું પાંડવો હાથ નથી આવ્યા પાંડવો તો ક્યાં છે ખબર નથી પણ એના પાંચ દીકરાઓને ઊંઘમાં માર્યા છે અને ધૃષ્ટદ્યુમ્ન માથું હા હા હાય હાય હાય અમારા કુળમાં અમારી પાછળ શ્રાદ્ધ કરે એવું ત્યાં કોઈને રહેવા ન દીધું હાય કરીને દુર્યોધન મોત ને મરી ગયો ભાગ્યા કૃપાચાર્ય કૃતવર્મા કે હવે શું કરો તો તમે રહ્યો હવે મારે જોખમ છે કારણ કે પાંડવો જીવિત છે ને કૃષ્ણ છે હવે એ મને નહીં મૂકે એટલે મને ભાગવા દો અને અસ્વસ્થામાં ભાગ્યો અહીંયા કોલાલ થયો દ્રૌપદીને ખબર મોકલ્યા દ્રૌપદી આવ્યા અને આ જોયું પાંચ દીકરાઓ ભાઈ આવી રીતે ઊંઘમાં કપાયેલા અહીંયા ફાટ દ્રૌપદી રડે છે અને અસ્વસ્થામાં ભાગ્યો જાય છે કૃષ્ણને પાંડવોને ત્યાંથી સમાચાર લાવીને આવ્યા એમણે આ દ્રશ્ય જોયું અર્જુનના આંખમાંથી આગ જરવા માંડી દ્રૌપદી આ મારના રસ્મસ્થાનમાં વાવડતો મળી ગયા છે હા મને મળ્યા છે એને મારી એની છાતીનો પાટલો કરીને તને એના માથે બેસાડીને સૂતક નિવૃત્તિનું સ્થાન કરાવવું એ મારી પ્રતિજ્ઞા છે જા અને નીકળ્યા ભગવાન કે હાલો ભગવાને લીધો રથ અર્જુન બેઠા સડસડાટ ગયા ગોતતા ગોતતા અસ્વસ્થામાં ખબર પડી કે આવે છે તો એ માળો ઋષિઓના આશ્રમમાં જઈને બેસી ગયો તો કે અહીં સેફ થઈ જવાય આ દૂરથી જોઈ આવતા એટલે પછી જાણી ગયો કાયવા હવે કાળ જ છે એટલે છેલ્લો અસ્ત્ર બ્રહ્માસ્ત્ર એને છોડી દીધો અર્જુન ઉપર ભગવાન શ્રી કૃષ્ણ કે અર્જુન બ્રહ્માસ્ત્ર છૂટ્યું અને અગ્નિના ભડકા મીંડા થવા દાહ પેદા માંડ્યા થવા અર્જુને સામે બ્રહ્માસ્ત્ર છોડ્યું બે બ્રહ્માસ્ત્ર ટકરાણા ભાઈ ઉલ્કાઓ ખરવા માંડી સાગરોમાં આગ લાગવા માંડી લીલા હરિયાળા વનો ફળગવા માંડ્યા વન પક્ષીઓ બધા ત્રાસ મીડા પોકારવા નક્ષત્ર ગ્રહ મંડળો હલવા ડોલવા માંડ્યા આવું બ્રહ્માસ્ત્રનું જ્વાળાનું ભયંકર તાંડવ થયું એટલે વ્યાસજી પ્રગટ થયા અર્જુનને કીધું કે પાર્થ આ શું કર્યું તો કે મહારાજ મેં તો પ્રાણ બચાવવા કર્યું છે તો કે તારું બ્રહ્માસ્ત્ર પાછો ખેંચી લે તો હું તો ખેંચી લઉં પણ ઓઈલો શું કરશે એને કીધું દુષ્ટ ખેંચી લે તો કે મને પાછું વાળતા નથી આવડતું આ મુશ્કેલી દુર્જનોની આ જ છે હા એને હળગાવતા આવડે ઠારતા ના આવડે એને પ્રશ્નો ઉભા કરતા આવડે પ્રશ્નોનું સોલ્યુશન કરતા આવડે એવા જ લગભગ અસ્વસ્થામાં આ દેશમાં બહુ વધી ગયા છે અને આ બધી જે ચિંતાઓ છે ને એ અસ્વસ્થામાંઓની છે ભગવાન વ્યાસી કે તો દિશા બદલી નાખતો એ કરી નાખો અર્જુને કીધું તું પાછું વાળું અર્જુને પાછું વાળ્યું શાંત થયું અસ્વસ્થાના એ બ્રહ્માસ્ત્રને દિશા બદલી નાખી એને બાંધ્યો રથમાં નાખ્યો પશુને બાંધે એમ અને લાવ્યા દ્રૌપદી રુદન કરતા હતા ત્યાં અસ્વસ્થામાં જેમ પશુને બાંધીને લાવીને ઘા કરે એમ ઘા કર્યો એના ચરણમાં દ્રૌપદી હા હા હા હા મુચ્ચતા મુચ્ચતા મુચ્ચતા મને છોડી મૂકો છોડી મૂકો અર્જુન આ તો બ્રાહ્મણ ને એમાં આપણો ગુરુનો પુત્ર છે આને મરાય નહીં પશુની જેમ બંધાય નહીં આનું તો આદર કરવું પડે આનું ઓહો એટલે દ્રૌપદીને મહારાજે વચનામૃતમાં વખાણ્યા છે કે સતી સીતા અને દ્રૌપદી જેવી કોઈ સ્ત્રીમાં સ્ત્રી નથી આટલું થયું છતાં કરુણા જોવો છોડી દો છોડી દો એને મરાયની અવધ્ય છે અરે અર્જુન કહે આ આતતાઈ છે ઊંઘમાં માર્યા છે પુત્રોને તો કહીએ સાચું છે એટલે જ હવે હું એને છોડી દેવાનું કહું છું કે મેં પાંચ પુત્રો ગુમાવ્યા એ માને પુત્ર ગુમાવવાનું કેટલું દુઃખ હોય હું જાણું છું તો એ ગુરુ દ્રોણ તો જતા રહ્યો બાપ જતો રહ્યો એની માં ગૌતમી બેઠી છે એને દીકરાનો સહારો હોય હવે એને દીકરો મારી નાખો તો ગૌતમી માં કેટલા દુઃખી થશે એ હિસાબથી હું ના પાડું છું કે એને પુત્રવતી રહેવા દો પુત્રવતી રહેવા છોડી મૂકો હવે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણ સામે જોયું મહારાજ મારી પ્રતિજ્ઞાનું શું કરવું એટલે ભગવાન પછી કૃષ્ણની આ જ દા દરેક વખતે એવો રસ્તો કાઢે એમણે કીધું અર્જુન બ્રાહ્મણનું અપમાન કરવું ને એ જેનો નાશ કહેવાય એનું બધું છે ને મણીમાં છે મણી કાઢી લે ને એટલે તે શસ્ત્ર વિદ્યા તે બધું ખતમ થઈ જાય ખોખું થઈ જાય એટલે મારી નાખ્યો કહેવાય એટલે એ મણી કાઢી લે ને ધક્કો મારીને કાઢી ભાઈ ઢોરને કાઢે એટલે પૂરું એ મણી કાઢી લીધો અસ્વસ્થા તગડી મૂક્યો હવે અસ્વસ્થામાં એ જે ઓલી દિશા બદલી હતી ને એ કેટલો દુષ્ટ આટલું થયું તો દિશા એને બદલીને સુભદ્રા અર્જુનનો દીકરો અભિમન્યુ જે યુદ્ધમાં મરી ગયો છે એનો દીકરો એની પત્ની સુભદ પેલી ઉત્તરા ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિત મહારાજ હતા છેલ્લું પાંડવ બીજ ત્યાં બ્રહ્માસ્ત્રને છોડ્યું ઓહો અને પછી ભગવાનને જાણ થઈ અને ભગવાન કૃષ્ણને બહુ જ ક્રોધ ચડ્યો અસ્વસ્થામાં શાપ આપ્યો હય અસ્વસ્થામાં ભ્રૂણ હત્યારા કોઈ પૃથ્વીમાં આવા પાપ ન કરે એવા હે કૃત્ય કરનારા બ્રાહ્મણ વંશમાં જન્મના જન્મના છતાં આવા ઘોર કૃત્ય કરનારા સ્વસ્થામાં હું યદુનંદન તને શાપ આપું છું તારા શરીરમાં ભયંકર દાવાનળ જેવી અગ્નિ પ્રગટો પ્રતિપળ મરવા ઈચ્છતો હોઈશ તો મરીશ નહીં પણ કલ્પ સુધી તારું આયુષ્ય રહો ને ભટકતો રહે જા અસ્વસ્થામાં હજી ભટકે છે વલ્ભાચાર્યજી ગિરનારમાં એની બેઠક છે ત્યાં કથા ભાગવતની કરતા ત્યારે અસ્વસ્થામાં સાંભળવા આવતો એવો ઉલ્લેખ છે આ આપણા ભગવાન સ્વામિનારાયણના માતા પિતા ધર્મદેન ભક્તિ માતા નેમી ભૂલા પડ્યા ત્યારે બસો ને ત્રીસ વર્ષ પહેલા એને અસ્થસ્થામાં રૂબરૂ મળ્યો હતો એ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે અને હિમાલયમાં ઘણાને મળ્યો છે રખડતો ભટકતો હજી છે અસ્વસ્થામાં કાઢી મૂક્યો અને દ્રૌપદીને આશ્વાસન આપવા વળ્યા હવે છે આ એટલે કથા કહી કે હવે તમને એમાં થાય ને તો જ રસ આવે દ્રૌપદીએ અત્યારે થોડી શાંત થઈ ગઈ હતી અસ્વસ્થાને મુક્ત કરતી વખતે અસ્વસ્થામાં છોડી નાખ્યા ભગવાન કૃષ્ણ આમ ફર્યા શ્રી કૃષ્ણ અને દ્રૌપદી હૈયા ફાટ રુદન કરી શ્રી કૃષ્ણના ચરણમાં ઢગલો થઈ ગયા કૃષ્ણ કહે હવે શું છે દેવી હવે દેવી શું છે હવે દ્રૌપદી શું કામ રડો છે તો કે મહારાજ એક વાતનું મનમાં જે દુઃખ રહી ગયું છે ને આખી જિંદગી રહેશે હા એ તો છે જ આને ઊંઘમાં માર્યા મહારાજ ઊંઘમાં માર્યા એનું મને દુઃખ જરૂર છે પણ એને જગાડીને માર્યા હોત ને તો મને આટલું દુઃખ ન થાય અરે દ્રૌપદી એનો અર્થ શું જગાડીને માર્યા હોત તો મહારાજ રડતા રડતા દ્રૌપદી કહે છે આખી જિંદગી દુઃખ રહી જશે કૃષ્ણ એને મારા દીકરાઓને ભર ઊંઘમાં માર્યા એટલે અંતકાળે મૃત્યુ સમયે કૃષ્ણ તારું નામ ન લઈ શક્યા એનું મને દુઃખ છે ઓહો જો એને જગાડીને માર્યા હોત તમે સંસ્કાર સિંચાતા એ કૃષ્ણ કૃષ્ણ કહીને પ્રાણ છોડત અંત સમય નામ ન લઈ શક્યા એનું મને જિંદગી પર દુઃખ રહેશે દેહાવસાને ઇદમેવ જાપ્યમ ભજન કરો કેટલો દ્રૌપદી નામનો મહિમા સમજ્યા ભાઈ હવે અમે છે ને આ ઘણાને ભજનની વાત કરીએ ને એટલે કે સમય નથી અમારે કરવું તો ઘણું છે તમારા કરતા વધારે કરવું છે પણ સમય નથી એટલે છે ને મેં આ ચાતુર્માસમાં મેં ઘણાને એવું બહુ નિયમ આપ્યું છે ફોનમાં આપ્યું છે જાહેરમાં આજે આપવાનું છે તમારો ધંધામાં એક મિનિટનો સમય બગડે નહીં વ્યવહારમાં તમને ક્યાંય અડચણ કરે નહીં પર્સનલ તમારા ટાઈમમાંથી એક સેકન્ડ બગડે નહીં અને છતાંય તમે હજારોની સંખ્યામાં ભજન કરી શકો એવું તમને કેવું છે હવે એમાં સમયનો કાંઈ પ્રોબ્લેમ આવે આવે ભાઈ એક સેકન્ડ તમારી ધંધાની વ્યવહારની જે છે તમારી એ ક્યાંય લેવાની નહીં અને એમે નહીં તમે ધંધો કરતા કરતા ડિસ્ટ્રેક્ટ થાવ એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો એવું નહીં ધંધામાં તમને કોઈ એવું જ નહીં ધંધો કરતા કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો નહીં તમારો એક સેકન્ડ એમાંય નાખવાનો નહીં પૂરું તમારે જે કરતા એ કરો અને તમે લાખોની સંખ્યામાં ભજન કરો એવું જડી ગયું છે એટલે એ તમારે નિયમ અવશ્ય લેવું પડશે તો જ સાંભળાવું નહીતર સાંભળાવું નથી હા કયો તો જ બરાબર છે બધાને નિમો બધાને એટલે બધા જેને કાનથી આ સંભળાય બધાને હા જો સાંભળો તમે સવારે ઉઠીને બ્રશ કરવાનું જાજરૂ જાઓ છો એમાં ઓછામાં ઓછી તમારે ત્રીસ મિનિટ તો ઘણા તો કલાક કલાક સુધી નીકળતા નથી પણ તમે કોઈ ઝડપી હોય ને એને ટોયલેટ જવાનું ન હોય ને ઘણા સવારમાં ટ્રંક કોલ ન આવતો હોય એને ચાય પાણી કરીને આઠ દસ વાગે આવતી હોય ઓફિસ ખુલતી હોય પણ તો એ કપડાં પહેરે વાળ ઓળે બધું તૈયાર થાય તો મિનિમમ ત્રીસ મિનિટ જાય ને એમાં તમારો ક્યાંય ધંધો ખોટી થાય છે ક્યાંય વ્યવહાર ખોટી થાય છે ગયા વગર ચાલે છે અને ક્યાંય તમે બહાનું બતાવી શકો એમ નથી કે અમારો સમય નથી બસ એક જ નિયમ જાજરૂમાં ગયા અને બારણાને બંધ કર્યું એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બસ જો આ હું કરું છું એટલે તમને કહું છું કરવા જ મંડો યુવાની હશે તો બુરા વિચારો નીકળી જશે વૃદ્ધાવસ્થા છે તો વાયુ વિચારો ખોટા વિચારો નીકળી જશે અને ધંધાના ટેન્શન મગજમાં ગરી ગયા છે ગરી ગયા છે ને બધા નીકળી જશે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બ્રશ કરો ટૂથબ્રશ કરો દાંતન કરો બાબળનું કરો વડનું કરો જે કરવું એ કરો ટોયલેટમાં ગરીને પછી ત્યાં બેઠા છાપા લઈને ગણાય જાય છે એ મૂકી દેવાનું છાપું નહીં લઈ જવાનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ જાજરૂ સાથ આવે મન ત્યાં થાય ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઘરે જ રાખો એ ઓછામાં ઓછા ત્રીસ મિનિટમાં તમે હજાર નામ લ્યો ને તો મહિનાના ત્રીસ હજાર બાર તેરી છત્રી વર્ષે ત્રણ લાખ ને સાહીઠ હજારની મૂડી થાય આને પંદરસો નામ લઈ લ્યો ત્રણ ત્રીસ મિનિટમાં તો પંદર તેરી પિસ્તાલીસ એને ગુણ્યા બાર પાંચ લાખ ને ચાલીસ ના આસામી અને જો તમે બે હજાર નામ લઈ લ્યો તો મહિને સાઠ હજાર બારે છે કે બોતેર સાત લાખ ને વીસ હજાર ના આસામી વર્ષે તમે થઈ જાઓ અને આવી રીતે તમે દસ વર્ષ વીસ વર્ષ પંદર વર્ષ તમે કરી રાખો કેટલા થયા એનું વ્યાજ પાછું આવે કોઈનો ભાર ના રાખે મુરારી વ્યાજ સહિત આપે ગીરધારી કેટલા કરોડોના આસામી થઈ જાઓ રામ રૂપિયા રોક હે ખર્ચા ખૂટત નહીં મવાલી ભજન નથી કરતા જાજરૂમ જઈને તમારે ત્યાં શું કરવું છે બીજું અને સમયની વાતો કર્યા પણ ઉઠે ત્યાંથી તરત ધંધો મગજમાં ગરી જાય ઉઠે ત્યાંથી વ્યવહાર ઉઠે ત્યાંથી છોકરા ઉઠે ત્યાંથી બૈરા ઉઠે ત્યારે હા જે વહીવટ હોય એ બારનું બંધ કર્યું બાર પાટું મારીને ઠોકી દેવાનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી આ નિયમ આપ્યું છે હાથ ઉચા કરો નિયમ લીધું છે હા વાહ વાહ અમારે સાધુ ન કરે એ કરતા જ હોય કરે જ નહીં ને હવે એને જ કહેવાય ને તમારે ખોટા વિચાર આવે છે એ તો જે કરતા કરે પણ નિયમ આપણે આપી દીધું છે સાધુ સમેત બધાને આપ્યું છે સ્વામિનારાયણ કશું સંભાળવો જ નહીં ફોન કરો આ કરો ત્યાં કરો સૂત્રો પાકા કરો એ બધું બાથરૂમમાં નીકળ્યા પછી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બસ ભજન કરો ગુણાતીતાનંદ સ્વામી કે છે કે કાળા નાગનું ઝેર ઉતરી જાય સ્વામિનારાયણ મહામંત્ર એવો બળ્યો છે કે કાળા નાગનું ઝેર ઉતરી જાય વિષયના રાગ ઉડી જાય એ જીવ બ્રહ્મરૂપ થઈ જાય ભલા રા ખોટું લાગે આપણને હાવ જો ચવન ઋષિ છે ને હવારના પોરમાં સૂર્યને અર્ઘ્ય આપતા હતા તે બાળક અસુર આળવિત્રો નીકળ્યો ને તે ઋષિને ઉપાડીને નાગલોકમાં મૂકી આવ્યો અમુક ભજન કરે નહીં કરતા હોય નડે તે નાગલોકમાં મૂકી આવ્યો તો ઋષિએ જોયું કે મળો આંખ ખોલી બદલાઈ ગયો આજુબાજુ સર્પો આટા મારે નાગલોક નીચે તે ઋષિ તો કીધું આખો પડી ગયો ત્યાં ભજનમાં બે ગયા ઓમ નારાયણાય નારાયણાય નારાયણાય નારાયણ ભજન કરે તે થોડી વાર થઈને તે ઓલા સાપના ઝેર ઉતરવા માંડ્યા તે ઓલા સાપ કે આ ક્યાંથી આવ્યું આ આપણે ઠંડા મીડા પડવા જો કોફી કોફી પીવડાવ આ વાળો ચા લાવો હુંઠ બુઠ મસાલા નાખેલા હું જીવ કે ટાઢું પડવા મળ્યું વીસ મેળ્યું ઉતરવા ઝેર મીંડું ઉતરવા ઓછું થવા સરપોએ મિટિંગ કરી તાત્કાલિક ઇમરજન્સી આનું શું કરવું હજી વડીલ હતા એમણે કીધું કે આ ઋષિ ભજન કરે છે એટલે ઝેર ઉતરી હે આને લેવું પણ લાવ્યું નથી મૂકી ગયો છે કોક હવે આનું શું કરો તો કોક એવા હોય એ ઉપાડી નાખ્યા બીજે એટલે ઋષિને બે ત્રણ જણા એવા હતા ને ઉપાડી અને પાતાળમાં નાખ્યા એવા ત્યાં પ્રહલાદ નું રાજ પ્રહલાદે તો જોયું તો ઋષિ પધાર્યા તો દંડવત કર્યા એ તો ભગત માણસ એ ઋષિ ત્યાં બેસી ભજન કરવા માંડ્યા પ્રહલાદજી કે તમે આમ કેમ છું તો કે આવું થયું છે તો તમારે અહીંયા રહેવું છે તો અહીંયા મારે રહીને શું કરવું છે ભારત જેવો દેશ નહીં મન ત્યાં મૂકી જાવ તો કે એક શરતે મૂકી જાવ શું મને ભારતના બધા તીર્થોના તમે સાથે આવીને મહિમા સમજાવો દર્શન કરાવો તો હું તમને મૂકી જાઉં તો કે હા એ હું કરાવી દઈશ મારે અમે તીર્થ કરવા રખડું મારે ક્યાં કાંઈક છે બીજું ધંધો જ નથી આ ધંધો હાલ તને હું દર્શન કરાવીશ બધા તીર્થોના હાલો અને પ્રહલાદજી એમને લઈ અને આવ્યા પૃથ્વી ઉપર ભારતમાં બધા તીર્થો એમાંથી ચવન ઋષિ એમને ફેરવે છે તીર્થોનો બધો મહિમા સમજાવે છે એમાં જાય છે એમાં બદ્રિકાશ્રમ પહોંચ્યા હવે ત્યાં નારાયણ બેઠેલા તપસ્વીનો વેશ અને બાજુમાં ધનુષ બાણ માથે જટા વલકલ વસ્ત્રો તપ કરે કારણ કે ઓલા સહસ્ત્ર કૌચીને મારવા માટે તપ કરે એટલે એ તપ કરે બાજુમાં ધનુષ બાણ અને પ્રહલાદનો મગજ ગયો આ પાખંડી છે ઋષિનો વેશ છે ધનુષબાણ ને એને શું કરવા છે એટલે પડકારો કરે ભાઈ આ ધનુષબાણ શું રાખ્યો છે તપસ્વીનો વેશ શું રાખ્યો છે આ ધનુષબાણ કોના માટે તો તારા જેવાને મારવા માટે હવે આને પડકાર કર્યો એટલે કીધું તો ઉઠાવો બાણ ઉઠાવ્યા લે બેઠા બેઠા ઉમેરા નારાયણ યુદ્ધ કરવા અને પ્રહલાદ યુદ્ધ કરે ને સામે નારાયણ યુદ્ધ કરે એ ભાઈ માનશો દસ હજાર વર્ષ સુધી આવ્યું જો આવા કામ ક્રોધ લોભ ગમે એવા ભગતને આવી જાય તો તીરથ ભૂલાઈ જાય <laughs> ભૂલાઈ આવું થાય એટલે ફાંકો ન રખાય કે અમને કઈ ન થાય શું ન થાય હવે દસ હજાર વર્ષ સુધી લડીએ રાખ્યા આમ નમ પછી પ્રહલાદજી થોડા ઢીલા પડ્યા એટલે નારાયણે કીધું દયાએ કરી પ્રહલાદજી તારે મને જીતવા છે ને તો કે હા અમે યુદ્ધ કરીએ જીતવા માટે જ કરીએ તો તારે મને જીતવો હોય ને તો એને ઉપાય જુદો છે શું આંખથી મારું દર્શન કર્યું મનથી મારું મૂર્તિનું ચિંતન કરે અને જીભથી મારું નામ લે એટલે હું તને વશ થઈ જાઉં પ્રહલાદજીએ છ મહિના આવી રીતે કર્યો નારાયણ એને વશ થઈ ગયા આ આ ભજન ભગવાન વશ થઈ જાય ભાઈ ભાઈ હા પણ જુઓ સહજાનંદ સ્વામી એવા દયાળુ મળ્યા છે એની કોઈ વાત ન થાય વાત ન થાય એટલે યુગ એવો નથી એટલે બહુ વાત ન થાય પણ તમને સમજાવું જેવું દીકરાને બાપ ઉપર હેત છે જેવું બાપને નાના દીકરા ઉપર હેત છે જેવું નવે પર નવા પરણેલા પતિને પત્ની ઉપર છે જૂના નથી કહેતા અને જેવી પત્નીને પોતાના પતિ ઉપર હેત છે જેની જેવી રીતે માને પોતાના બાળક ઉપર હેત છે નાના ભૂલિયા બાળકને જે મા ઉપર હેત છે એવું હેત ભગવાનમાં કરવું જોઈએ કઠણ કેટલું પણ ભાઈ આવું સોએ સો ટકા ન થાય બહુ ધ્યાનથી સાંભળજો સોએ સો ટકા આપણાથી ન થાય એવું કેમ થાય જેવું સ્ત્રીમાં હેત દીકરામાં હેત બાપમાં હેત મામા હેત એવું સો ટકા આપણાથી કેમ થાય પણ ફક્ત પાંચ જ ટકા જો તમે સહજાનંદ સ્વામીમાં આવું હેત કરો તો સહજાનંદ સ્વામી પાછળ પાછળ ફરે પાછળ પાછળ ફરે હા પાંચ જ ટકા પણ એવી સંવેદના થવી જોઈએ જેમ બાળક આઘું જાય જેને આમાં પીડા થાય પતિ પત્ની છૂટા પડે ને સંવેદના થાય ને પીડા થાય હે એવો ખાલીપો એવી સંવેદના એવી પીડા ફક્ત પાંચ ટકા સહજાનંદ સાંઈ પાછળ ફરે આવો દયાળુ ભગવાન મેળ્યો છે કોને વિચાર એટલો સન્માન જોડીને જો ભગવાનનું ભજન કરે તો પાર ઉતરી જવાય બાપા આ ભજન તો સાવ સીધું સાધું લાગે છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું પણ અભાગ્ય આપણે ક્યાં કરીએ છીએ બીજું જ કરીએ છીએ બીજું જ કરીએ બીજું જ કરીએ છીએ ભલા સાંભળો બીજું જ કરીએ છીએ આજે સાંભળીને કેટલા તોર ચડશે એ કેની વાત છે ભજન જ કરો વ્યવહાર થાય જ છે હા ભજન કરો ઘણા કે અમે ભજન કરી મેં શું તમે કરો તો કે અમે છે ને તમારી કેસેટ છ કલાક રોજ સાંભળો એ સાંભળો પણ ભજન કરો ભજન એટલે કથા સાંભળવી એટલું જ નથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મૂર્તિ સંભાળીને આ નામ રટણ થવું જોઈએ મૂર્તિનું ધ્યાન થવું જોઈએ મૂર્તિમાં મન ઠરાવવું જોઈએ મૂર્તિને ચિંતન થવું જોઈએ અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન થવું જોઈએ આ કરવું જોઈએ શું શું થાય સાવ સીધું સાદું થતો જતા ખાણા ગાલોળના માવા ભગત સ્વામિનારાયણ સ્વામી મુક્તાનંદ સ્વામી મળ્યા સત્સંગ થયો પેલા તો રામ ઉપાસી રામ રામ કરતા ગામની એક પીપળાનું ઝાડ એને ભગત છે ને સમય મળે ખેડતું ખેડૂત હતા હો ખેતીમાંથી સમય મળે એટલે ગામને પાદર બહાર એક દૂર એક પીપળાનું ઝાડ ન્યા વ્યા જાય અને પ્રદક્ષિણા ફરતા જાય અને રામ રામ રામ રામ ભજન કરે તે કેટલું ભજન કર્યું છે ભાઈ એને ફરી ફરીને ત્યાં એક હાથ તો ખાડો પડી ગયો તો ભાઈ એટલી પ્રદક્ષિણાઓનું ભજન કર્યા રાખતા રામ રામ રામ એમાં મુક્તાનંદ સ્વામી ત્યાં તળાવે આવ્યા છે પાડે આ ભગતને જોયા પાસે ગયા વાત કરીને ભજનને બહુ ભજન ભગતનું જોયું એટલે કીધું કે જેનું તમે રામનું ભજન કરો છો એ રામ આજ અત્યારે ગરડામાં પ્રગટ આવી ગયો છો શું વાત કરો સ્વામી હા એ મળવું હોય તેનું નામ સ્વામિનારાયણ છે તો કે અત્યારે દીક્ષા આપી દો ને કેવો મુમુક્ષુ માણસ છે અને સ્વામીએ કંઠી પહેરાવી વર્તમાન આકા અને એને સ્વામિનારાયણ મહામંત્રની દીક્ષા આપી અને માવા ભગત સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા થયા અને ભાઈ ભજન કરતા કરતા ક્યાં પહોંચ્યા નાનકડી જ વાત લઈ લઈએ છે આપણને તો હું એનું હું કેવું હું ન કેવું જૂન પછી જુનાગઢ રઘુવીરજી મહારાજના ધર્મપદની ગાદીવાળા ત્યાં આવ્યા જુનાગઢ એ કે અમારે પંચતીર્થી જવું છે લોજ માંગરોળ વગેરે તો કોઈ ગાડા ખેડૂત સારો આપો તો જાત્રા થઈ જાય એટલે માવા ભગતને થાણા ગાળોથી ગુણાતીતાન સાહેબ બોલાવી લીધા આનો જેવો કોણ બીજો અને પછી ગાડુને એમને કીધું લઈ જાઓ અને ભાવથી તીર્થ કરાઈ આવો ભગત બેઠા ગાડીએ ગાદીવાળા ને સાંખ્યોગી બહેનો એ પડદા નાખીને બેઠા વેલડામાં અને ભગત ગાડું હાંકે ભગતને મનમાં એમ કે બે ગાદીવાળા હારે છે હારે સાંખ્યોગી બેનો છે તો વચનામત વાંચે ભક્ત ચિંતાની વાત છે કીર્તનો બોલ છે ભગવાનની કંઈક સામેની વાત કરશે ચરિત્રો ગાશે પણ અહીંયા વાળા બધા સાંખ્યોગી બેનો ગાદીવાળાને ન કરવું હોય તો હારો હારે બસ વ્યવહારની બધી વાતો ફલાણા આમ ફલાણો સાધુ આમ ફલાણે આમ કર્યું ફલાણે આમ કર્યો પેલા સાધુ આને નડ્યો પેલો સાધુ આને નડ્યો આ મંદિરનું આમ ફલાણ આવું જ બધું ઉખેડ્યું માવા ભગત કે મારો આ સાંભળવા હું હારી આવ્યો હતો સાંભળજો કેવલ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ જપ કરનારા યોગીઓ વાહે રહી જાય હજી સુધી આવો યોગી તો આપણે તો કઈ સાંભળ્યો ને તમે ક્યાં આવ્યા મને કહેજો આવો યોગી વાય હિમાલયની કંદરાઓમાં યુગો સુધી નહીં મળે આ ગામડાનો ખેડૂત પાછા ભોળા હાવ કઈ બહુ બુદ્ધિ હતી એવું નથી હજારનો માલ મગફળી પડી હોય એટલે વેપારી વાણીઓ આવી અને કે આ તો સો રૂપિયાનો માલ છે હશે લઈ જાઓ આવા ભોળા સો રૂપિયામાં આપી દે હજાર રૂપિયાનો માલ એવા ભોળા કાંઈ વ્યવહારમાં ગમ પડે નહીં અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે ભાઈ એટલે એ ગાડું હાંક્યું ને આવું બલા ઉપડીને તો ભગતે કાન ઇન્દ્રિયની શ્રવણ કરવાની સ્વિચ જ બંધ કરી દીધી આંખે દેખાય બધું એટલે ઓફ થાય તો બધું એક કાર્ય થાય પાંચે પાંચે ઇન્દ્રિયો કનેક્ટેડ છે એક સ્વિચમાં પાંચ લાઈન બધું બંધ થાય એ કાર્ય આ તો ચાર ચાલુ એક બંધ આવો યોગી તમને ક્યાંય મળ્યો કોઈ કોઈ જગ્યાએ ક્યાંય તમને ગમે મરી જાવ તો એક લાઈન બંધ કરી દીધી કશું સંભળાય નહીં ગાડું બરાબર હાકે સંભળાય કાંઈ નહીં એને જે ગપ્પા મારો એ બરે મારે તે વચ્ચે એ લોકો બૈરાઓને કે ઉભા રહીને હાથ પગ ધોવા મોડું મોઢું ધોવું પાણી પાણી વિસામો કરવો એટલે સાંખ્ય યોગી એટલે કોઈ અડે નહીં એટલે ભગતને અડ્યા અડ્યા વગર રાયડું પાડે તાળી પાડે ગમી પણ કોણ સાંભળે અહીં હોય તો સાંભળે ને પાછો ભગત આમ જોઈએ જાય બધું એટલે આ ક્યાં માળો જોવે છે ને માળો આપણને સાંભળતો નથી એટલે મનમાં લાગ્યું ખોટું માંડ માંડ કરીને જાત્રા પૂરી કરી જુનાગઢ આવ્યા ગુણાતીતાન સાહેબ પછી ઉતારા કરાય પછી પૂછ્યું કે જાત્રા સુખેતી થઈ સુખેતી તો પછી એવી થઈ આ રોંઢા જેવા કોણ રોહા જેવો તમે ભગત મોકલો તો તે અમારે વચ્ચે પોરો ખાવો પાણી પીવું હાથ પગ ધોવા આ કરવું તે કાંઈ ઊભું જ રાખે નહીં કાંઈ ગયા સાંભળે જ નહીં ને કહીએ તો પછી એની રીતે મન ધાર્યું હાંકીએ જ રાખે સ્વામી કે સ્વામી નારાયણ માળો આવું થાય નહીં હો માવો ભગતને બોલાવ્યો ભગત આવું થયું તો કે બાપુ આવું થયું સ્વામી એટલે પછી મેં કાનની ઇન્દ્રી ખેંચી લીધી સ્વામી કે વારે વા માવા ભગવત ઉભા થઈને બથમાં ગાલીને બેઠી દીધા સાંખ્ય યોગીને કેવડાવ્યો કે વાઘ તમારો છે મારા મોકલેલા ભગતમાં નથી આમાં ફોદો ન કાઢી શકે કોઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા આવો યોગી કોણ થાય એટલે સ્વામિનારાયણ મહામંત્ર બધા કરતા બળ્યો છે સર્વોપરી છે એ કે અમથું સંતો કે છે ગોપાળાને સ્વામી ગુણાતીતાન છે અમથા કે છે આજે થાય પણ આપણે યુગ ખરાબ છે એટલે આવું નથી થવા દેતા હા આજે થાય એ આ મહિમા એમાં છે નામમાં જ છે એમાં જ છે એમાં ઓછો જરાય નથી થયો ગમે એવા કલુષિત યુગો આવશે તો સ્વામિનારાયણ નામના મહિમામાં રંચ પણ ફેર પડવાનો નથી અરે ભાઈ આ તો બસો વર્ષ પહેલાની વાત છે ને હમ હવે તમને તાજુબીની વાત સાવ નજીકના સમયની કહું અને પછી હું પૂરું કરી દઉં ઈટવાયા ફાટસર ગામ તો બધા ઓળખો છો ઈટવાયામાં રામજી બાપા કોરાટ એમના દીકરા પરસોત્તમભાઈ કોરાટ એમનો દીકરો સંજય કોરાટ એ અમદાવાદ ગુરુકુળનો વિદ્યાર્થી અત્યારે સુરતમાં એનો ધંધો છે એ સંજય કોરાટના દાદા અઠાવન વર્ષે ચૌદ પાંચ ઓગણીસો ને ત્રાણુંમાં ધામમાં ગયા અનન્ય ભગવાન સ્વામિનારાયણ ભક્ત ઇટવાયા મંદિરનું થયું ત્યાં થતું ત્યારથી માંડીને હજી પણ કોઈ સંતો જાય તો એ એમના પરિવારમાંથી જ મસાલા છાશ અથાણા પાપડ વગેરે બધું મીઠું મીરું જરચું મરચું જે હોય એ મસાલા અને અથાણા છાશ પાપડ ઠાકોરજીના થાળ માટે આજે પણ એમને ઘેરેથી જ આવે એમના દીકરા પરસોત્તમભાઈ તરત જ કે જાય દાસભાઈ ત્યાંથી મસાલા લઈ આવો અથાણા પાપડ લઈ આવો આ જઈએ આપે એ દાદા હતા ત્યારે આવતા શાસ્ત્રીજી મહારાજ સાથે અનન્ય હેર પુરાણી સ્વામી જોગી સ્વામીના હેર અઠાવન વર્ષની ઉંમરે એને દરદ લાગુ પડ્યું ધમમાં જવાનું થયું એટલે થોડા છેલ્લા વખતમાં સાંભળજો આ બહુ વાતની ખબર નથી કોઈને કારણ કે ખબર પડવા જેવું હતું નહીં હતું ને પાડવા જેવું મેં ન કીધું યુગ બહુ ખરાબ છે આ આ દ્રષ્ટિએ બાકી તો બધા કે છે હારો છે તો હારો છે ભજન થાય એટલો હારો એમને રામજી બાપા કોરાટ એના છોકરા પરસોત્તમભાઈ ને બેહાડીને વાત કરે બેઠા હોય છે જે આવી શરીરની સ્થિતિ હોય બેઠા હોય કે પરસોત્તમ સાંભળ હાવ ગામડાનો ખેડૂત એ ભાઈ ઈટવાયના ગામડાનો કોઈ કાંઈ બીજું નહીં તમે વિચાર તો કરો ખાલી સ્વામિનારાયણ ભજન કરે અને સાચા સાધુમાં હેત અને સેવા સ્વામિનારાયણ ભજન કરે અઠાવન વર્ષની ઉંમર કોઈ નેવું વર્ષ સુધી માળા કરી હોય ને પછી તો આપણે માનીએ તો વળી ઠીક અઠાવન વર્ષનો છોકરો હવે એ કે પરસોત્તમ સાંભળ્યું એમ કહીને બાપા ઓગણીસો ત્રાણું થી માંડીને બે હજાર તેર સુધીની ભવિષ્યવાણી એમને છોકરાને કીધી બે હજાર તેર સુધીની ત્રાણું થી માંડીને જો હવે સત્સંગમાં આમ થશે જો ફલાણા સાધુના ક્રિયાક્ષેત્રમાં આમ થશે જો આપણા કુટુંબમાં આમ થશે જો આપણા ગામમાં ઓલો ગામડા આ આ તમે વિચાર તો કરો વિચાર તો કરો હવે પરસોત્તમભાઈ એમના છોકરા સાંભળે પણ સેજે સેજે એવી બધી ચિત્ર વિચિત્ર વાતો બાપા કે એટલે છોકરાને સેજ એમ થાય ને બાપાને છેલ્લે કઈ બેલેન્સ નથી રહ્યું એટલે એને ઘણી આગાહી કરી ભવિષ્યવાણી ઘણી કરી એમાંથી એમને પંદર સત્તર યાદ રહી બાકી બધી ભૂલાઈ બાપા તો ત્રાણુમાં ચૌદ પાંચે ધામમાં ગયા જો હવે એમાંની એક આગાહી બે હજાર ઈસવીસન બે હજાર એક એમાં એ સંજય એમનો છોકરાનો છોકરો જે સુરત છે અત્યારે જે અમારા ભૂતપૂર્વ અમદાવાદ વિદ્યાર્થી છે એ સંજય કોરાટે બે હજાર ને એકમાં આ પુરાણી ભક્તિ પ્રકાશદાસજી સ્વામીને એણે એક આગાહી કીધી હતી કે મારા દાદાએ ધામમાં જતા કહ્યું હતું કે આવું થવાનું છે એ કીધેલું હવે સ્વામીને ત્યારે યાદ હોય ન હોય મને ખબર નથી પણ સંજય મળે અને સ્વામીને પાછો યાદ આપે તો ભક્તિ પ્રકાશદાસજી સ્વામી પુરાણ સ્વામી યાદ આવી જાય હા મને સંજયે બે હજાર ને એકમાં કહ્યું હતું દાદાએ આ આગાહી કરેલી હતી અને થોડા વર્ષ પછી એ જ ઇટ ઇઝ ઘટના ઘટી ત્યારે પછી થયું કે ના એ બાપાને વાત સાચી એના કુટુંબમાં ગામમાં જે જે એને આગાહીઓ બાપાએ કરી હતી બધું એમને થતું જ ગયું થતું જ ગયું અને પસાભાઈને થયું કે મારો બાપ સામાન્ય નહોતો વારે વાહ શું આને વાતો કરી છે હે હવે આ વાત ક્યારે પ્રગટ થાય છે તમે જુઓ મનાય તો ત્યારે ન મનાય ને પણ જેમ જેમ થઈ જાય બધું વાત છે હવે બે હજાર ને તેરની સુધીની એક જ વાત આ બાપા અને પરસોત્તમભાઈની યાદ છે અને એ આગાહી એને કરેલી છે એ એને કીધેલી છે એ એક કયો બાકી રહી બાકી એટલે જેટલી કીધી હતી જેટલી એની યાદ હતી એ બધું જ ઘટી ગયું બધું પૂરું થયું એ જ પ્રમાણે જ થયું એક બાકી છે એ કઈ છે ને કે પરસોત્તમ સાંભળ મારા ઘરના અને તારી માં એને રોગ કઈ નહીં હોય મારા વીસ વર્ષે ધામમાં ગયાના વીસ વર્ષ પૂરા થશે પછી એને શ્રીજી મહારાજ તેડવા આવશે અને ધામમાં જશે ડોશી આજે અઠ્યોતેર વર્ષના છે ખડે ધડે છે રોગ નખમાય નથી અઢાર વર્ષ સત્તર વર્ષ થઈ ગયા તો એ આગાહી તો સાચી જ ને સત્તર વર્ષમાં આજે એને કોઈ રોગ નથી કે એને કોઈ રોગ નહીં હોય અને વીસ વર્ષ મારા ધામમાં ગયા પૂરા થશે પછી શ્રીજી મહારાજ એને તેડવા આવશે અને પછી મારાના ધામમાં જશે આ છેલ્લી એક આગાહી બાકી રહી બાકી જેટલી કીધી બધી જ પૂરી થઈ એક ગામડાનો ખેડૂત મનાય નહીં એવા માણસ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ભજન કરે અને ત્રિકાળ અગ્ન થઈ જાય એ આ કલયુગમાં એ સ્વામિનારાયણ નામનો મહિમા છે એનો પ્રતાપ છે ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવનનું અંગ છે આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશું